તો આજે આપણે જે પંદર સોળ અને સત્તર આ ત્રણ વચરામૃતો એક સાથે શ્રવણ કર્યા છે એનું કારણ છે કે ત્રણેયને એક સૂત્રતા છે સંબંધ છે લક્ષ્ય ત્રણેય વચનામૃતનું એક છે એકબીજા એકબીજાની પૂર્તિ કરે છે એટલે ત્રણેય વચનામૃતો એક સાથે જ વાંચવા જેવા છે કારણ કે ત્રણેયનો દોર એક છે તો સૌ પ્રથમ જે પંદરમું વચનામૃત છે એ વિચારીએ તો શ્રીજી મહારાજ એમ કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેની આવી વૃત્તિ છે આપણે બધા જ ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ભક્તિ કરીએ છીએ એમ કહીએ છીએ પણ ખરેખર આપણા હૃદયમાં ભક્તિ કેટલી સ્થિર થઈ છે ભક્તિ કેટલી પક્વ થઈ છે એ આ વચનામૃત દ્વારા જણાય આવે એટલે આપણી જે કચાશ છે એ આ વચનામૃત બરાબર બતાવે છે કોઈને પૂછવા જવા જેવું નથી રહ્યું બીજું આ વચનામૃતનું કાર્ય એ છે કે કચાશ બતાવે છે સાથે સાથે જો ભક્તિ પક્વ કરવી છે એવી ઈચ્છા હોય તો આમાં જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે ચાલો ભક્તિ પક્વ થઈ જશે આપણું માપ પણ બતાવે છે અને પરિણામ લાવવા માટે પણ આપણને દોરે છે બહુ સરસ વાત છે તો પહેલી વાત એ છે ભક્તિ ભક્તિ કહીએ છીએ પણ ભક્તિ એટલે શું શું માળા કરવી એ ભક્તિ છે મંદિરે જવું એ ભક્તિ છે તિલક ચાંદલો કરવી ભક્તિ છે ભક્તિ એનું અસલિયત રૂપ શું છે ભક્તિ એટલે ભગવત તત્વમાં પરમ પ્રેમ સાતું પ્રેમ સ્વરૂપા પછી માળા કરતો હોય તોય ભલે ન કરતો હોય તોય ભલે વ્રજની ગોપીઓએ સ્નાન કરીને ક્યારે પૂજા પાઠ હાજર્યા છતાં એ પરમ ભક્તિ સ્વરૂપા છે એનો અર્થ નિષેધ નથી પણ એને અને પ્રેમ ભક્તિને કંઈ સંબંધ છે જ એવું પણ નથી આપણે બધા માળા પૂજા પાઠ કરીએ છીએ છતાં સાતું પરમ પ્રેમ રૂપા અત્યંત નિત્રતો પ્રેમ ક્યાં તો એવા પણ ભક્તો હોય કે આઠો જામ નિત્રતા ભગવત પ્રેમમાં હોય પૂજા પાઠનો ખ્યાલ પણ ન રહેતો હોય એટલે ભક્તિનું મૂળ સ્વરૂપ છે અતિશય પ્રેમ ભગવત તત્વમાં અતિશય પ્રેમ કામી નારી પિયારી જીમી જેવી રીતે કામી પુરુષને મનપસંદ સ્ત્રીમાં અત્યંત પ્રેમ વૃત્તિ જોડાયેલી છે એને ભક્તિ કહેવાય છે એને પ્રેમ કહેવાય છે તો એવી રીતે જેને કામી પુરુષને સ્ત્રીમાં જેમ પ્રેમ છે એવો પ્રેમ જેને ભગવત તત્વમાં છે તો સમજવું ભક્તિ છે આપણને એવો જો ઘનશ્યામ પ્રભુ વહાલો લાગતો હોય કામી નારી પિયારી ચીની એવો વહાલો લાગતો હોય તો આપણા હૃદયમાં પ્રેમ ભક્તિ છે ભક્તિ એટલે પ્રેમ અને પ્રેમ એટલે સમર્પણ અર્પણ થઈ જવું સર્વ ન્યોછાવર કરી દેવું કોઈ ચિંતકે બહુ સરસ કહ્યું છે સમજદાર લોકોને સમજાય એવી વાત છે કે પ્રેમ પ્રેમ કહો છો લ્યો બતાવું પ્રેમ કોને કહેવાય સમર્પણ કોને કહેવાય તો સ્ત્રી અને પુરુષ આપણે તો એમાં પ્રેમ દેખીએ છીએ ને તો સ્ત્રી અને પુરુષ બંને એકબીજાની સામું જોઈ રહે પુરુષ સ્ત્રી સામું જોઈ રહે સ્ત્રી પુરુષનું સામું ટગર ટગર જોઈ રહે એકબીજાને જોઈ રહે એ પ્રેમ નથી તો શું છે પ્રેમ શું છે તો કે સ્ત્રી ને પુરુષ એકબીજા એકબીજાની સામું જોઈ રહે એ પ્રેમ નથી પણ સ્ત્રી અને પુરુષ એટલે કે પતિ ને પત્ની પ્રેમી ને પ્રિયતમા એ એક દિશામાં એક સાથે જોઈ રહે એનું નામ પ્રેમ છે એકબીજાની સામે જે જોઈ રહી છે એ મોહ છે પણ એક દિશામાં એક સાથે બંને જોઈ રહે ઝીણી વાત છે બધાને નહીં મગજમાં આવે એને પ્રેમ કહેવાય છે એનો અર્થ શું છે કે દાંપત્ય જીવનનું જે લક્ષ્ય છે એમાં બંને એક સમર્પણ ભાવનાથી જોડાય અને લક્ષ્યને સિદ્ધ કરવા માટે જે મળે એનું નામ પ્રેમ છે જે ગૃહસ્થ ધર્મ છે એનું જે લક્ષ્ય છે એના ઉપર બંનેની દ્રષ્ટિ હોય પોતપોતાના શરીર ઉપર જેને લક્ષ્ય છે એ પ્રેમ નથી પણ હવે જોડાયા છો તો ગ્રાહસ્થ્યનું જે લક્ષ્ય છે આ જીવનનું જે પરમ લક્ષ્ય છે એના ઉપર બંનેની દ્રષ્ટિ હવે સ્થિર થઈ જાય અને એકબીજા એકબીજાનામાં ભળી અને લક્ષ્યને સિદ્ધ કરવા માટે પુરુષાર્થ કરે એક રૂપ બને એનું નામ પ્રેમ છે મતલબ કે એકબીજા એકબીજામાં સમર્પિત થઈ જાય એ પ્રેમ છે એવી રીતે ભક્ત છે એ ભગવાનની રુચિમાં પોતાની રુચિને ભેળવી દે ભગવાનની સામે બેઠો રહેતો હોય પણ એની વૃત્તિમાં અનુસરતો ન હોય તો ભગવાનની જે તરફ દ્રષ્ટિ છે એ તરફ આની દ્રષ્ટિ નથી ભગવાનની રુચિ કંઈક કાર્ય કરવામાં છે તો ત્યાં ભક્તની વૃત્તિ નથી તો એ સમર્પિત ભક્ત નથી એટલે ભગવાનની જ્યાં દ્રષ્ટિ છે જે સિદ્ધ કરવું છે કાર્ય કરાવવું છે ત્યાં એ પેલો ભક્ત પણ એની ત્યાં જ દ્રષ્ટિ જાય છે મારા પ્રભુની આવી રુચિ છે એને પ્રેમ કહેવાય છે પત્ની તમારી સામે જોઈ જ રહે તમે પત્નીની સામે જોઈ રહ્યો એ પ્રેમ નથી પણ હવે જે કાર્ય કરવું છે એમાં એ કાર્ય ઉપર બંનેની દ્રષ્ટિ સ્થિર થઈ જાય તો એ પ્રેમ અને સમર્પિત ભક્તિ છે તો ભગવાનમાં આવું સમર્પણ થાય અને એ જેટલો પ્રેમ હોય એટલું જ સમર્પણ થાય તમારે દાંપત્યમાં પણ અરસપરસ જેટલો પ્રેમ હોય એટલી જ નોછાવરી થાય અત્યંત પ્રેમની ઉત્કટતા હોય તો એકબીજા એકબીજાને માટે મરી જાય અને પ્રેમ શૂન્ય થઈ જાય તો એકબીજા એકબીજાને મારી નાખે જે મરી જવા માટે તત્પર હતા એ એકબીજાને મારી નાખે એટલે જેટલો પ્રેમ હોય એટલું જ સમર્પણ થઈ શકે પ્રેમનો ધર્મ છે સમર્પણ કરાવે પણ જેટલો પ્રેમ એટલું જ સમર્પણ થાય અબ સોંપ દિયા इस જીવન કો હે પ્રભુ આ મારું જીવન મેં તમને સુપ્રત કરી દીધું છે આ ભક્તનું લક્ષણ છે મેં આપી દીધું લ્યો સ્વીકારો આપનું છે રાખો મારું કઈ નથી અબ સોંપ દિયા ઈસ જીવન કો ભગવાનને સોંપી દે કઈ રીતે કુંભારની માટી છે એ કુંભારને જેમ સમર્પિત થઈ જાય છે લો ભાઈ માટી કુંભારને કે છે હું તને સમર્પિત છું હવે તારે જે કરવું હોય તે કર આને ખૂંદવી હોય તો કુંદ ગુંદવી હોય તો ગુંદ ટીપવી હોય તો ટીપ એને તારે તપાવવી હોય તો તપાવ ટીપવી જે કરવું હોય ટુકડા કર જે કર ગધેડે ચડાવ તારા પગ નીચે કચર હું કઈ નહીં બોલું હું સમર્પિત થઈ ગયું છું કોઈ ફરિયાદ નહીં નિંભાડામાં નાખી દે હું નહીં બોલું માટી કુંભારને સમર્પિત થઈ ગઈ તારે મારામાંથી હવે ઘડો બનાવવો હોય તોય ભલે માટલું બનાવવું હોય તોય ભલે કુંડું બનાવવું હોય તોય ભલે કોડિયું બનાવવું હોય તોય ભલે કાથરોટ બનાવી હોય તોય ભલે અને એક નાનકડું પવાલું બનાવવું હોય તોય ભલે તારી મરજી એમ ભક્ત છે ભગવાનને પોતાનું જીવન આપી દે છે લો મહારાજ હવે તમારે જેમ કરવું હોય એમ આ જીવનનો ઉપયોગ કરી શકો છો એવા પરમહંસો અને ગ્રહસ્થો શ્રીજી મહારાજની પાસે હતા લો મહારાજ અમે તમારું અર્થે જીવન આપી દીધું છે હવે તમે જેમ કહો એમાંનો ઉપયોગ થઈ શકે છે અમારી મિલકત નથી આપણે કોઈ વસ્તુ વેચી નાખી પછી એના ઉપર આપણો અધિકાર રહીએ વાત પૂરી થઈ ગઈ એમ ગોપીઓ પણ ભગવાન શ્રી કૃષ્ણને ભાગવતમાં કહે છે કે મહારાજ અમે તો તમારી વેચાઈ ગયેલી કંઈ પણ લીધા વગર વેચાઈ ગયેલી દાસીઓ છીએ તો હવે અમને તો શું ખબર પડે અને અમારો અધિકાર શું રહ્યો આ ભક્તિ છે લો તો જેટલો સ્નેહ એટલું સમર્પણ અને જેટલું સમર્પણ એટલો જ અહંકાર ઓગળે જેના કોઈના આપણે જેટલા દાસ થઈએ એટલો જ અહંકાર ઓગળે સમર્પણ ન થાય તો અહંકાર ન ઓગળે અને જેટલો અહંકાર ઓગળે જેટલો અહંકાર વિસર્જિત થાય એટલી જ ભક્તિની સુગંધ ઉઠે ધરતીની અંદર આપણે ઘઉં બાજરો જુવાર કે કોઈ પુષ્પના સરસ મજાના બી હોય એ ધરતીમાં દાટી દઈએ હવે એ બીજને જો સરસ મજાનું ખીલી અને ફૂલ થવું હોય ગુલછોડ થવું હોય તો એમણે ધરતીને સમર્પિત તો થવું જ પડે સમર્પિત થયા પછી પોતાનું અસ્તિત્વ અહમ છે એને ઓગાળી નાખવો પડે ઘઉંનો દાણો સાવ ફાટી જાય અને પોતાનું સાવ અસ્તિત્વ મીટાવી દે ત્યારે એમાંથી ડુંડું નીકળે કૂંપળ નીકળે ઘઉંનો દાણો એમને પકડી રાખે હું આમાંથી કંઈ ઓછું ન થવા દઉં તો શું થાય मिटा दे अपनी हस्ती को गर कुछ मरतबा ચાહે તારે મોટાઈ જોતી હોય તારે ભક્તિ જોઈતી હોય તારે પ્રભુ જોતો હોય તારે એવી દિવ્ય મંજિલ જોતી હોય તો પરમપદ પદ જોતું હોય તો આ ઘઉંના દાણામાંથી શીખ મિટા દે અપની હસ્તી કો સાવ પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખે છે રાખ કરી નાખે છે મિટા દે અપની હસ્તી કો ગર કુછ મરતબા ચાહે મોટાઈ ચાહતો હો પરમેશ્વર જેવી તો તારું અસ્તિત્વ ઓગાળી નાખ દાના ખાક મેં મિલકર ગુલે ગુલઝાર હોતા હે એ વગર સરસ મજાનું ફૂલ ખીલતું નથી આ ભક્તિની એક પ્રક્રિયા છે સુપ્રત થઈ જાય બસ લો પ્રભુ અને ત્યારે એમાંથી જેમ ધરતીમાં દાણો નાખે અને એમાંથી કોટો ફૂટે ઘઉંનો છોડ નીકળે ગુલાબનો છોડ નીકળે કોઈ પુષ્પનો છોડ નીકળે હે ધરતીમાંથી નીકળે એમ ભક્ત જયારે પોતાની જાત સ્નેહથી સમર્પિત કરે અહંકાર ઓગળી જાય ત્યારે એમાંથી એના હૃદયમાંથી એક અંકુર ફૂટે છે અને એ અંકુર રૂપી વૃત્તિ કઈ છે એ વૃત્તિ આ છે કે એના હૈયામાં હવે એવી વૃત્તિ ફૂટે કે હવે તો ભગવાન અને સંત જેમ કહે એમ જ કરવું છે પણ આટલું મારાથી થશે અને આટલું નહીં થાય એવું તો ભૂલે પણ ન કહી શકે કારણ કે એનું અસ્તિત્વ જ ઓગળી ગયું છે એ વાત સમાપ્ત થઈ જાય છે આ આ સમર્પણ અને આ ભક્તિની એક રીત છે એ સિવાયની ભક્તિ છે એ બધી વાદ વિવાદ કરવાની ભક્તિ છે ખરી ભક્તિ તો આ છે પોતે ઓગળી જાય હા હવે અમારું કંઈ નથી બસ હે પ્રભુ તમારું છે મિટા દે આપની હસ્તી કો ગર કુછ મરતબા ચાહે હે પ્રભુ અને ત્યારે જ એમાંથી જે સુગંધ ખીલે ફૂલ ખીલે ભક્તિ ખીલે આપણે જ્યારે સત્સંગી થઈએ છીએ ને ત્યારે આપણને કંઠી ધારણ કરાવવામાં આવે છે તુલસીની કંઠી એનો કેટલો મોટો મર્મ છે પણ આ તો બે પૈસાની બે રૂપિયાની મળે એટલે તુરત જ ગળામાં મૂકીને જય સ્વામિનારાયણ થઈ ગયા સત્સંગી પુરાણી સ્વામી કહેતા ભણ્યા વગરની પારાયણ જણ્યા વગરના છોકરા બે પૈસાની કંઠી ઘાલીને જય સ્વામી નારાયણ ઝીણા વગરના છોકરા ભીણા વગરની પારાયણ બે પૈસાની કંઠી ઘાલીને જય સ્વામી નારાયણ એમ આનો અર્થ નથી આપણે જોયું છે કે ક્યારેક તમે સીધું સામાન ક્યારેક ઠાકોરજીને મંદિરે મોકલો ત્યારે બધું સીધું સજાવીએ પછી એના ઉપર તુલસીનું પાંદડું મૂકી શું કામે કૃષ્ણાર્પણ મસ્તુ હવે એ અમારા ઘરમાં નહીં પ્રભુ આ તમારું થઈ ગયું તુલસીનું પાંદડું મુકાઈ ગયું તુલસી સમર્પણનું પ્રતિક છે વૃંદા તુલસી સમર્પણનું પ્રતિક છે કાંઈ પણ કોઈને અર્પણ કરવું હોય તો તુલસીનું પાંદડું મૂકી દો પછી આપણો અધિકાર નીકળી ગયો ભગવાનને અર્પણ થઈ ગયું એટલે આપણે જયારે ભગવાનને શરણે આવીએ છીએ ત્યારે તુલસી કાષ્ટની કંઠી ધારણ કરવામાં આવે છે કે હવે આ તુલસીને પાંદડે તારું શરીર છે એ ભગવાનને અર્પણ થાય છે હવે આમાં મારું કાંઈ નથી હે પ્રભુ આ હવે મેં તમને આપી દીધું લો બસ હવે આપણે વિચાર કરીએ કે કોઈને દાનમાં એક વસ્તુ આપી દીધા પછી આપણે એમાંથી થોડું ઘણું હેરવી લઈ તો કેવા ચોર અને પાપી ગણાય એમાં ભગવાનને પહેલે દિવસે આવી તુલસીને પાંદડે આ શરીર અર્પણ કર્યું અને પછી હવે સંસારના વિષયો માટે થોડું થોડું હેરવા કરીએ બેઠા બેઠા તો રોજનો કેટલો દ્રોહ અને અપરાધ છે એ સત્સંગી ધર્મની ખબર નથી એટલે આપણો અધિકાર શું છે કે આપણા માટે આ શરીરનો ઉપયોગ કરવાનો કારણ કે છે જ નહીં આપણું આપણે તો કૃષ્ણાર્પણ મસ્તું કર્યું છે તો હવે પછી પોતાના ભોગ માટે આ શરીરનો ઉપયોગ કરવો એ ભગવત દ્રોહ ગણાય છે એટલે ભગવાને કહ્યું છે કે એના સમાન કોઈ પાપ નથી કયું ભગવાન સિવાય હવે બીજે હેત કરવું એના સિવાય કોઈ મોટું પાપ ભક્તને નથી અર્પણ કરી દીધું છે અને છતાંય રોજ યાદી રહે એટલા માટે આપણે પૂજામાં તિલક કરીએ છીએ ચંદનનું કે મહારાજ શરીર આપ્યું હવે આ જે બુદ્ધિ છે ને એ તારી આ હું તને અર્પણ કરું છું લ્યો આમ તિલક કરી એટલે માથું નમે જો આપ્યું મહારાજ આ મારી બુદ્ધિ આપી શરીર આપ્યું આ બુદ્ધિ તને આપી પછી આપણે તિલક કરીએ છીએ હૃદય ઉપર મહારાજ બુદ્ધિ આપી હવે હૃદયનો ભાવ પણ મેં તને આપ્યો લો સ્વીકારો પછી આ બે બાહુઓ ઉપર તિલક કરીએ છીએ કે મહારાજ હવે આજે આખી સંપૂર્ણ કર્મ યોગ છે એ પણ મેં તને દીધો આવી રીતે રોજ પૂજા પાઠ થાય છે કે આ બધું જ હું તને સુપ્રત કરું છું પણ બે મિનિટ પૂરતું પછી તુરત જ જેવું પૂજા સંકેલાવા માંડે એટલે બધું સંકેલાવા માંડે હવે કશું માગતો નહીં હો એ તો ખાલી બોલાય આવી પરંપરા આપણા મનમાં ચાલે છે ખરેખર તમે કોઈના ઉપર પ્રસન્ન થઈ આવો અથવા તો કોઈની બર્થડે હોય અથવા તો કોઈની લગ્નની દસમી કે પંદરમી કે વીસમી વર્ષગાંઠ હોય તો સુગ્ન ડાહ્યો માણસ હોય તો એની પત્નીને પૂછે કે બોલ આવો મંગલ પ્રસંગ છે તો હું તને શું આપું કારણ કે તારે જરૂર હોય એ હું આપું તો ઠીક ગણાય ઘણીવાર એવું બને ને આપણે પૂછીએ કોઈને ભાઈ હવે અમે તમને આપીએ અને એ જ વસ્તુ તમારી પાસે હોય તો પછી એનો કોઈ અર્થ નથી કોઈને તમારે ભેટ આપવી હોય ને એને ટીવી સેટ આપો પણ એને ત્યાં એક પીડ્યો જ હોય તો એનો અર્થ શું ઉલટાનો મૂંઝાય એટલે ડાયો માણસ પૂછે કે તમારે આમ તો બધું છે પણ તમને જરૂર પડે એવું કયો તો હું જરા એ લાવી આપું ને મારા મનને સંતોષ થાય ત્યારે સામી વ્યક્તિ એમ કે કંઈ જોતું નથી ના ના ના મારે આપવું છે આપવું છે બહુ રુચિ છે જાઓ આ વસ્તુ લાવજો અને એ આપીએ તો બે વ્યક્તિ ખુશ થાય ને એવી રીતે એક સરસ મજાની વાત બની કવિ હતો એ ભગવાનના મંદિરમાં ગયો ભગવાનની સામે ઉભા પછી એને વિચાર થયો કે મારે ભગવાનને કંઈક આપવું જોઈએ તો ભગવાનને શું આપવું ભગવાનનું બધું છે ગુલાબ લઈને જાય ફૂલ ફૂલ લઈને જાય એ તો બધું ભગવાનનું જ છે શરીર આપીએ તો એ શરીર એને બનાવ્યું છે આમાં મારે શું આપવું છતાંય ભગવાનને પૂછી જોઉં હે ભગવાન હે પ્રભુ તને જરૂર હોય ને એ તું બોલ એ હું તને આપી દઉં લે કવિ બોલ્યો કે તારે જે જોતું હોય તારે જે તારી પાસે ન હોય તારી પાસે કંઈ ખૂટતું હોય હોય એ વસ્તુ આપવાની મારે કંઈ જરૂર નથી ન હોય એ બોલ ભગવાન પાસે શું નથી એટલે પછી પેલા કવિએ એમ કહ્યું કે હા મહારાજ બોલો બોલો ત્યારે એમ કહેવાય છે કે ભગવાનની મૂર્તિ એમ બોલી સાધક તારે મને આપવું જ છે ને એક વસ્તુ મારી પાસે નથી બધી જ વસ્તુ મારી પાસે છે પણ એક વસ્તુ મારી પાસે નથી અને એ મારું મન મારી પાસે નથી કારણ કે મારું મન મારા પ્રેમી ભક્તો ચોરી ગયા છે એવા છે ને તે મારા હાથમાંથી જૂટવીને જતા રહ્યા છે એટલે હું મન વગરનો છું એટલે જો તારે આપવું જ હોય તો મારા પાસે એક મન નથી એ તું તારું મન મને આપી દે એટલે હું ખુશ થઈશ બહુ મોટી વાત છે મન આપી દેવું ભગવાનની પાસે મન નથી લ્યો એના ભક્તો ચોરી જાય છે એટલે ભક્ત છે એ ભગવાનને મન અર્પણ કરે તો જ ભગવાન ખુશ થાય છે મન સિવાય બાકી ગમે તેટલું આપે તે તો બધું એની પાસે પડ્યું છે એનાથી કોઈ રાજી એવો નથી થતો એટલે વચનામૃતમાં પ્રશ્ન છે મુક્તાનંદ સ્વામીનો પ્રથમના તોતેરમાં મહારાજ મન અર્પણ કર્યું હોય એના લક્ષણ તો બતાવો બધું અર્પણ થાય મન મના ભવ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે પણ એમ કીધું તારે આપવું જ હોય તો અર્જુન મન આપ કારણ કે એ તારું છે એ મેં નથી બનાવ્યું નીત નવી પેદાશ મનની તારી પોતાની પ્રોડક્ટ છે સ્પેશિયલ પ્રોડક્ટ છે પ્રાઇવેટ લિમિટેડ છે એટલે હવે તું તારી બનાવટ છે એ તું મને આ બાકી શરીર મેં બનાવ્યું છે સૃષ્ટિ મેં બનાવી છે એક મન છે એ રોજ તું પેદા કરે છે માટે એનો અધિકાર પણ તારો છે આપવું ન આપવું તારી મરજીની વાત છે એટલે એ મને આપી દે તો ભગવાનને ભક્ત મન અર્પણ કરે એનાથી કોઈ મોટી વાત નથી અને મન અર્પણ કર્યું સંપૂર્ણ સમર્પણ કર્યું એની આ વૃત્તિ છે રાત પડી ગઈ છે મહારાજે બૂમ પાડી દાદા હા મહારાજ જુઓ ભૂલે પણ એમ ન થાય કે આવું વચન મનાશે નહીં મનાય જે કહે તે જ કરવું છે આ ભક્તિની વૃત્તિ છે આ ભક્તની વૃત્તિ છે બોલો મહારાજ અરે કે દાદા આ સુકાનંદ સ્વામીને ઠંડી ચડી ગઈ છે રાત્રિનો સમય અને શિયાળો ટાઢ ચડી ગઈ છે તો મારે એને તપાવવા છે તો આ વળિયું કાઢ હવે દાદાના દરબારમાં બળતણની તાણ હોય તો મહારાજ કે આ વળિયું કાઢ મારે તાત્કાલિક એને ફાડી અને આ મારે સુકાનંદને તપાવવો છે તાપણું કરી દેવું છે અને તરત જ દાદા ખાચર એની એ ક્ષણે એ વળીઓ કાઢવા માંડ્યા કાઢી દીધી ભાંગી તોડી પઠ્ઠો કર્યો અને સુકાનંદ સ્વામીને તપાવ્યા નહીતર બીજો હોય તેમ કે મહારાજ અપઘડી ઉભા રહ્યો શું કામ આ બધી માથાકૂટ કરાવો છો આ એક માંડ વ્યવસ્થિત મકાન છે તો હમણાં બળતણ લાવું છું આપણી જેવા દોઢ ડાયા આજ કરે ના મહારાજ કોઈ વૃત્તિ જ નહીં એ સાંભળવું જેટલું સહેલું છે એટલું આચરવું એટલું સહેલું નથી ભલે મહારાજ દાદાને એમ કે ગ્રાસ લખી આપો લ્યો મહારાજ લખી આપ તમારું રહેણા ઘર ખાલી કરી આપો તો મારે ભગત ભિખારીઓને બધાને ઉતારવા છે ગામધણી દરબાર હા મહારાજ લ્યો આ ખાલી કરી આપું ભલે ઘર છોડીને વયો જા વયો જાવ મહારાજ કોઈ બીજો અવાજ અંદરથી ન ઉઠે બૂમ પાડે દાદા તો અડધી હજામતે દોડીને આવે અરે શું કરતો હતો મહારાજ હજામત કરતો હતો તો કે અર્ધી મુંડાઈ છે તો અડધી મુંડાઈને આવવું હતું ને અરે મહારાજ કે તમે બૂમ પાડ્યા પછી તો ભક્તની આ વૃત્તિ છે આ સમર્પિત થયેલો ભક્ત છે પીપલાવનો પ્રભાશંકર પરણે છે હવે પરણવા માટેની જાન ઉગલે છે ધ્રિવાંગ ધ્રીવાંગ ધ્રિવાંગ ઢોલ વાગે છે શરણાઈઓના સૂર રેલાય છે બૈરાઓ બધાય મંગલ ગીતો જાન ઉગલવાના ગાય છે ગાડામાં વરરાજો લાટાપાટામ શણગારાઈને બેઠો છે દોઢ હાથનો માથે સાફો મૂક્યો છે હાથમાં તલવાર લીધી છે શ્રીફળ મોતીડે મઢ્યું છે મંગલ ગીતો ગવાય છે હરખ ક્યાંય સમાતો નથી આવું શેરીમાં વાતાવરણ જામ્યું છે અને પૈડું સિંચાઈને આગળ વધવાનું ટાણું છે એ જ વખતે એક માણસ આવ્યો ખેપ્યો વડતાલથી અને એમણે પ્રભાશંકરના હાથમાં કાગળ આપ્યો પ્રભાશંકર આ મહારાજે કાગળ આપ્યો છે વડતાલથી પ્રભાશંકરે કાગળ વાંચ્યું એકદમ છલાંગ મારીને ઉતરી ગયા બાપા હવે આ જાન તમે સંભાળો આ તલવાર તમે સંભાળો વરતાલથી મહારાજનો પત્ર આવ્યો છે મને બોલાવે છે હું જાઉં છું અરે પણ આ લગ્નનું આ જાન જાન તો બાપા બીજા મુહૂર્તમાં જોડાય એનું ખાટું મોડું ન થઈ જાય પણ આ મહારાજનો કાગળ આવ્યો છે ને આજ્ઞા છે એ બીજી વાર ન મળે લો જય સ્વામિનારાયણ મીંઢળ બંધો મોડ બંધો યુવાન વડતાલ ને પંથે નીકળી ગયો મહારાજ બેઠા હતા આવીને દંડવત કરવા માંડ્યા કોણ છે અરે મહારાજ હું પ્રભાશંકર હા આવી ગયા બહુ સારું કર્યું કાગળ મળ્યો હા મહારાજ મળ્યો ને તરત આવ્યો છે લે પણ આ શું આ સાફોન આ મીંઢોળ આને ખબર નહીં હોય આ સાફોન મીંઢોળ ને આ બધું શું છે એ તો મહારાજ અમારા ગ્રહસ્થાયના ધર્મનું એટલે મહારાજ મારી જાન ઉઘલતી હતી હું પરણતો હતો અરે રે રે રે બહુ ખોટું થયું અરે અરે પ્રભાશંકર એટલું બધું ક્યાં આપણે ઉતાવળ હતી પછી આવું તું ને લગ્ન જેવો પ્રસંગ તમારા સંસારમાં પહેલી વાર આવતો હોય અને આખું ગામ લોક ઊભું હોય તો એ બધું પતાવીને પછી અવાય ના મહારાજ પેલા આપ આપનું વચન અને પછી સંસારનું જે હોય તે થવું હોય તો થાય નીકળાય નહીં એવી રીતે આપણે થોડુંક ક્યાંક જવાનું બહાર હોય તોય નથી ખોટીપો થતો હે ઘણી વાર એવું બને હરિભગતને આપણે ક્યાંય લેવાના હોય ને એમાં જો જરા મોડું થઈ ગયું હોય તોય ખાટું મીઠું થઈ જાય આ બધા દુઃખના પ્રસંગો ભક્તિ નથી એટલે આવે છે શ્રીજી મહારાજે મધ્યના એકસઠમાં વચનામૃતમાં એટલે કહ્યું કે ઈષ્ટદેવ આજ્ઞા કરે તું પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય એ પાકો હરિભક્ત છે પાકો હરિભક્ત છે આપણે કેટલા તૈયાર થાય કોઈ તૈયાર નથી એટલે ભક્તિ ભક્તિ કરીએ છીએ પણ ભક્તિ તો બહુ મોટી બાબત છે તત્કાળ પરમહંસ્થા લોક મર્યાદાને લોપી નીકળવું ધર્મોને લોપીને નીકળવું ભુજના લાધીબાઈ મહારાજ ભુજમાં લાધીબાઈ વિધવાબાઈ મહારાજે એમને કહ્યું કે લાધી તો હા મહારાજ અમે કહીએ એમ કરીશ અરે મહારાજ તમે જેમ કહો એમ થાય અરે પણ સાચું કયો છો હા હા મહારાજ જેમ કહો એમ થાય ત્રીજી વાર પૂછ્યું અરે મહારાજ બબે ત્રણ ત્રણ વાર શું પૂછો છો આ લાધી તમે જેમ કહો તેમ કરવા તૈયાર છે એમ તો જુઓ શેથામાં સિંદૂર પૂરો મંગલ ચાંદલો કરો ચૂડી બલૈયા પહેરો અને નવોઢાના શણગાર સજી આ પાણીયારે પીડ્યું છે બેડું લઈ ભર બજારે નીકળી સામે કુવેથી પાણી ભરી અને અહીં આવો પાછા જાઓ નીકળે નહીં કોઈ મહિલા જૂનો જમાનો વિધવાના ધર્મો જેને માથે ધણી નથી અને એ સુહાગળના શૃંગાર કરે ગામમાં નીકળવું એક તો પતિ ધર્મ એને ના પાડે મારાથી આવું ન થાય બીજું લોકની આબરૂ ચિથરા ઉડી જાય કે કોણ ધણી કર્યો તે અભાગણી કોનું ઘર માંડ્યું ના પણ એટલા જ અર્થથી એ ભુજના લાધીબાઈ શૃંગાર ધારણ કરી અને પાણી ભરવા જાય ને હર્ષભેર આવે આ બધા જ કઠિન ધર્મો છે એટલે લખ્યું છે કે વચન પાળવા તો બહુ કઠણ છે પણ જેને ખરેખર પ્રિયતમમાં નજર લાગી હોય મહારાજ કાર્યાણીના અગિયારમાં વચનામૃતમાં એટલે કહે છે કે જે પોતાના પ્રેમી હોય પ્રિયતમ ભગવાન હોય એની મરજીનો ક્યારે લોપ ન કરે બસ અને એ જ વાત તોતેરમાં મન અર્પણ કર્યું છે પ્રથમ નામ એમાં સમજાવી છે કે ગમે તેવો દર્શનનો અતિશય પ્રીતિવાળો હોય કથા વાર્તાનો અતિશય પ્રીતિવાળો હોય પણ અમે એમ કોઈને દેશાવરમાં મોકલવાની વાત કરતા હોય તો આજ્ઞા પાડવા ઉતાવળો થઈ જાય મને એમ જો કહે કે તું બુરહાનપુર કે કાશી જા તો હરખ ભર્યો જાઉં આવો જે હોય એને મન અર્પણ કર્યું કહેવાય આ બધી વચનની બાબત છે વચન વિવેકી જે નરને નારી પાનબાઈ અરે બ્રહ્માદિક કલાગે તેને પાય જથારથ વચાનની સાન જેણે જાણી અરે પછી એને કરવું પડે નહીં બીજું કાંઈ વચન વિવેકી અરે વચને થાપન અને વચને ઉથાપન પાન પાનબાઈ અરે વચને મંડાય પ્રભુજીનો પાઠ વચનો ના પુરાઈ તો વચનો ના પુરાઈ તો જરિયે નહીં અધૂરાને અરે આવો છે ભાઈ જુઓ ને વચનનો ઠાઠ વચન વિવેકી જે નર ને નારી પાન બાઈ હે બ્રહ્માદિક લાગે તેને પાય વસ્તુ વચનમાં છે એ ગામડાની બાઈ લખે છે જો તો કેવું સરસ કે વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાન પાનબાઈ અરે વચન છે ભક્તિ કેરું અંગ ભક્તિનું અંગ એ વચન છે ગંગા સતી એમાં જ બોલિયા માટે તમે કરજો કોક એવા વચન વાળાનો સંગ વચન વિવેકી જે નરને નારી પાન પાનબાઈ બ્રહ્માધિક લાગે તેને પાય આ વચન છે પ્રભુ કહે બેસ તો બેસે ઉઠ તો ઉઠ પૂજા પાઠ તો પાઠ નિવૃત્તિ પ્રવૃત્તિ બધું જ પ્રભુને આધીન છે એવો જે વચનનો ટેકવાળો છે એના હૃદયમાં ખરેખર ભક્તિ છે તો ભગવાનના વચન બંને લખ્યું છે ભગવાન અને ભગવાનના સંત જે જે વચન કહે તો હવે આપણા માટે એવા વચન ક્યાં આપણને કઈ ભગવાન એમ કહેવાના નથી ભાઈ તમે ઘર છોડીને અહીંયા આવો પ્રભાશંકરની જેમ કઈ કાગળ આવવાનો નથી એટલે આપણા માટે તો લીલા લેર થઈ ગયા કોઈ આવી કસોટી લેવાનું નથી એટલે આનંદથી આપણે વર્તી શકીએ ના આપણા માટે પણ ભગવાનના વચન શિક્ષાપત્રી અને આ વચનામૃત ગ્રંથ એ આપણા માટે પરમ મુખોન મુખના વચન છે અને ભગવાનના સંતની વાત આવી તો સંત જે જે વચન કહે પણ સંત એવો સંત એવો સદગુરુ સંત એમાં પછી એકવાર નક્કી થયું કે આ પરમ સદગુરુ સંત શાસ્ત્રોક્ત શ્રીજીએ કહેલો એવો સંત છે પછી એના વચનમાં ક્યારેય ફરક પડવો ન જોઈએ જેમ કહો તેમ અને એવા આજની તારીખમાં પણ એવા ભક્તો કોક કોક મળે તો એ સંત જે સેવા બતાવે હજુર ઘર બહાર મૂકીને આવો આવી જા કોઈ ભક્તિ બતાવે ભલે સ્વામી ઘણા એવા ભક્તો આપણે કોઈ સંત એમ કહે ને ભાઈ તમે જરા કઈ બાજુ જાઓ છો તો કે એ પછી પણ તમે કામ બોલો ને સેવા બોલો ને તો કે એમ નહીં તમે જો ઉતાવળમાં હો તમારું કાર્ય ખોટી થતું હોય તો કઈ નહીં હું બીજાને એ પછી બધું પછી થશે પેલા તમે બોલો કોક આવા ભક્તો નીકળે જેના ઉપર સાધુ પુરુષોને સંત પુરુષોને મદાર હોય કે અર્ધી રાતે પણ આમને ઉઠાડો તો એ હજુર હશે બીજો હશે એ બહાના કાઢશે કે હું આવી શકત સ્વામીજી પણ જરાક આટલો વેત બગડી ગયો છે એ બગડવામાં જ હોય વેત બગડેલો હોય પણ એવો જે ભક્ત છે એ સેવા માટે ઝૂરતો હોય વચન જેમ સંત કહે એમ કરવા માટે તૈયાર હોય એમાં માન મળે ને કરે એ હવે જરા સમજી લેવું માન મળે તો બધા હળધૂત કરે કૂતરાની જેમ હળધૂત કરે છતાંય એવા સંત પાસે નિર્માની થઈને કે હા મહારાજ જેમ કહેશો તેમ હું કરીશ અને એ સંતને વિશ્વાસ હોય કે આને ગમે તેમ વઢો ધખો કાઢી મૂકો પણ એ આપણો છે છે ને છે આ સમર્પિત ભક્ત છે એ સંતના વચનમાં એવી રીતે રહે છે તો ખાલી સેવાનું જ નથી એ સંત પછી જે નિયમ ધરાવે જે ધર્મ બતાવે એ ધર્મ પણ સંતે મને કહ્યું બસ તારે આટલું કરવાનું બસ પૂરું થયું સામાન્ય એમ કથા વાર્તાનો નિયમ આપ્યો હોય દેવદર્શનનો નિયમ આપ્યો હોય કોઈ જીવનના નિયમ આપ્યા હોય અરે સમજો સામાન્ય કોઈ એમ કહ્યું હોય ભાઈ તમારે આટલો દુર્ગુણ છે ને છોડી દેજો જાઓ પછી એમાંથી ફરક ન પડે તો એને વચનને કિંમતી કરી જાણ્યું છે સંતના વચન નભાવ્યા છે એકવાર સંત પાસે પ્રતિજ્ઞા લીધી કે મહારાજ આજ પછી હું આ વ્યસન નહીં કરું આટલું હું આ પૂર્ણ કરીશ તો એ વચનોને પર્યાપ્ત પાડે વચનને ખંડિત થવા નથી તો એ ભક્તિવાળો છે એ તરી જાય છે જ્ઞાન વૈરાગ્યાદ એક બીજા ઘણા બીજાની પાસે સાધનો હોય એ ન તરી શકે કદાચ પણ આ ભક્તિવાળો તરી જાય એટલું ટેક હોવી જોઈએ કે અમે સંતનું વચન લીધું છે બસ જામનગરની કચેરીમાં લોધિકા દરબાર અભયસિંહજી બેઠા હોય અને સુરા શરાબની પ્યાલીઓ ફરતી હોય શરાબની ના ન પડાય અભયસિંહ દરબાર લેતા નથી ત્યારે બધા ગુસપુસ કરનારાઓએ જામ સાહેબને એમ કહ્યું કે મહારાજ તમે હાથે આપો ને તો લે બહુ મોટા માન ખાય છે અને જામ સાહેબ પોતે જ પ્યાલી લઈને આવ્યા ત્યારે અભયસિંહજી જે ઉભા થઈને વચનો બોલ્યા છે એ કિંમતી છે લ્યો દરબાર આ કટાર હાથમાં રાખો અને આ કટારથી અહીંયા મારા ગળાની પડખે કાણું પાડો અને ત્યાંથી તમે શરાબને રેડી દો એટલે આપનું અપમાન ન થાય માન જળવાય બાકી આ મોઢેથી શરાબ નહીં જઈ શકે કારણ કે મને ગુરુ ગોપાલાનંદ સ્વામીના વર્તમાન આને ટેક લીધી કહેવાય આને વચન નભાવ્યું કહેવાય આજે સંતે વચન કહેવું હોય કાલે અન્યથા થઈ જાય નકારું થઈ જાય તો ભક્તિ ટળી ગઈ વચન લેતા પહેલા વચન આપતા પહેલા બહુ વિચારવા જેવું છે અને સંતના વચનથી જો કોઈ નાનું એવું પણ કાર્ય કરે છે ભક્તિ કરે છે ભગવાન એને બહુ મોટી કરીને માને છે એટલે સંત ભગવાન જેમ ચલાવે એમ ચાલે અને સંત જેમ ચલાવે તેમ ચાલે એવા ભક્તો થયા છે ઘણા થયા ઘરબાર વેચી નાખે ત્યાં સુધીની તૈયારી દર્શાવનારા ભક્તો થયા છે હવે એક થોડોક વચનનો વિવેક છે એ સમજી લઈએ કે આપણને સંત બધા ભગવાન તો જેમ કહે તેમ કરાય સંત જેમ કહે એમ કરાય છતાંય શ્રીજી મહારાજ એવા સચોટ રીતે માર્ગદર્શન આપે છે તો લોયાના છઠ્ઠા વચના વ્રતમાં મહારાજે સ્પષ્ટ કહી દીધું કે અમુક અમુક વચન તો ન જ માનવા અમારા પણ ન માનવા સંતના પણ ન માનવા એટલે એમાં એમ બતાવ્યું મહારાજે કે અમે ખુદ આજ્ઞા આપીએ વચન કહીએ પણ એ વચનમાં આજ્ઞામાં જો અધર્મ જેવું જણાય તો એ વચન પાળવામાં ચીરકાળી થવું મતલબ કે બહુ વાર લગાડવી પણ એ વચન તરત માનવું નહીં જેવી રીતે અર્જુનને ભગવાને શ્રી કૃષ્ણે કહ્યું કે અસ્વસ્થામાનું માથું કાપી નાખ તો અર્જુને માથું ન કાપ્યું એવી રીતે એ વચન ન માનવું અને બીજું કે પંચવર્તમાન સંબંધી જે મેં નિયમ કહ્યા છે એમાં ભંગ થતો હોય એવું જો વચન અમે ખુદ કહેતા હોઈએ તો એ ન માનવું અમે કચવાતા હોઈએ તો કચવાવા દેવા ખૂબ કચવાવવા પણ અમને રાજી ન કરવા આવું સ્પષ્ટ કોણ કે જ્યારે આજે આપણે એને બહાને આ વસ્તુને મૂકી દઈએ છીએ સંતે કહ્યું એટલે બધું બધું જ કરો બસ આ ભગવાન ના પાડે છે દાદા ખાચરને દરબારમાં એવું બન્યું કે એક વૃદ્ધા ડોસીમાં દર્શન કરવા આવ્યા છે ને એમાં માળા કોણ જાણે ચોરીની ટેવ હશે તો ચારસો રૂપિયા પટારામાં ભાળી ગયા દાદાના દરબારમાંથી પોટલી ઉપાડી લીધી ડોસીમાએ અને એ તો ચાલ્યા ગયા એમાં પાછળથી ખબર પડી ગઈ કે આ માજી કંઈક લઈ ગયા છે પટારામાં જોયું તો ચારસો રૂપિયા જ લઈ ગયા એટલે તરત માણસ મોકલ્યું અને ડોસીમાને પકડી લાવ્યા અને એક રૂમમાં બેસાડી દીધા મહારાજને વાત કરી કે મહારાજ આવું થયું છે આ માજી આપના દર્શને આવ્યા અને ચારસો રૂપિયા ચોરી ગયા પકડી લીધા છે અને લઈ લીધા છે મહારાજ કે મારી સામે શું બેઠો છો આ તલવાર લઈને જાને માથું કાપી નાખે આવા ચોટાને ઘરમાં રાખે જા ઉઠ દાદા દાદા ખાચર એકદમ ગયા રૂમમાં ડોસીમાં બેઠા છે પણ ભૂલ થઈ ગયેલી માજીની પણ બેઠા બેઠા પછી મહારાજનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ એને એમ થઈ ગયું કે હવે મને આમાં જીવતી મુઈ ક્યાંથી જવા દયા દરબારને ત્યાં ચોરી રાજાને ત્યાં ખાતર પાડ્યું એ તો છોડે અને પકડાઈ ગયા હવે મારા તો ડુહાકા જ નાખે છે હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે દાદા ખાચર આવ્યા હાથમાં તલવારી એમનમ છે પગે લાગીને પાછા આવ્યા મહારાજ કેલા પણ તું શું કરે છે અમારું વચન નથી પાડતો જા માથું કાપી નાખ વળી પાછા બે ડગલા જાય પગે લાગીને પાછા મહારાજ દોડીને ત્યાં આવ્યા તું ક્યારનો શું અમારું વચન નથી માનતો કેમ ઉલ્લંઘન કરે છે શું થાય તને અરે મહારાજ આપનું વચન પાળું એમ જ છું પણ નજીક જાઉં છું તેના મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું નામ છે જેના મોઢામાં આપનું નામ હોય એના ઉપર મારાથી તલવારનો ઘા કેમ થાય મહારાજ એના કરતા એમ કરો કે પાપી મારું મસ્તક કાપી નાખો મહારાજ દાદા ખાચન એકદમ ભેટી પડ્યા દાદા ખરા મર્મના જાણતલ તો તમે છો આવો જે વચન છે એમાં ચીરકાળી થવું તરત ન માનવું હશે બીજા એ તો ઉલટાને એમ કેતા છે ને ઉડાવી દો ને પાપ છે આ તો હે મારવા જેવા જ છે ના એમાં વિવેક છે નિષ્કુળાનંદ સ્વામી ચાલ્યા આવતા હતા મહારાજે એમનો હાથ પકડી લીધો અને હાલો સ્વામી અમારી ભેળા હતા થોડાક સ્વામી દચકાવા માંડ્યા કારણ કે લીંબ વૃક્ષ નીચે મહારાજને બેસવા જવું ત્યાં બધી બૈરાઓ હરિકીર્તન કરે એટલે નિષ્કુળાનંદ સ્વામી કે ના મહારાજ મારે નથી આવવું અરે પણ હાલો અમારી ભેળા હાલો ના નિષ્કુળાનંદ સ્વામી છટકવા કરે મહારાજે આખા નિષ્કુળાનંદ સ્વામી ઉપાડ્યા આખા છોકરું જેમ તમે તેડો એમ ઉપાડ્યા નિષ્કુળાનંદ સ્વામી તરફડિયા મારે ના મહારાજ મારે નથી આવું ને બૈરાવો છે મહારાજ કે પણ હું ભેળો છું ને તમને શું વાંધો થવાનો અરે મહારાજ તમે ભેળા હોય તો નહીં તમે વચન કીધું છે કે અમે આવું વચન કહીએ છતાંય નહીં માનવાનું મને છોડી દો અને એવું બળ કર્યું છલાંગ મારી નિષ્કુળાનંદ સામે નીકળી ગયા મહારાજ ખડખડાટ હસતા રહ્યા માળો આ સાધુ મર્મ કેવા જાણે છે અમારા સંતો પરમહંસો આવા મર્મ જાણશે ત્યારે સત્સંગ શુદ્ધ અને વિશુદ્ધ રહેશે એક કે એક વસ્તુ મહારાજે જીવનમાં ચરિતાર્થ કરીને બતાવી દીધી છે અમે એક જગ્યાએ ગયા હતા એટલે મેં ભગતને પૂછ્યું કે ભાઈ આ સંતો અહીં ઊભા છે અને બૈરાવ સાથે વાત કરે છે તો થોડીક વાર આપણે ઊભા છીએ ત્યાં સુધી ન કરે તો સારું તો કે અરે સ્વામીજી તમને ક્યાં ખબર પડે છે અમને કે તમને ક્યાં ખબર પડે છે આ કામ કરવા માટે એ સાધુને આવું કરવું પડે બોલવું પડે કારણ કે હવે જો આ વચ્ચે કોઈ માણસ રાખીએ તો એનો પગાર બે અઢી હજારનો આપવો પડે એ આ જમાનામાં પોસાય નહીં એટલે હવે થોડુંક બોલી લે અને એને જે કંઈ દેવું હોય આપી દે અને વાત પતી જાય તો એમાં શું ખાટું મોડું થઈ જવાનું છે આ સારામાં સારા હરિભક્તો બોલે છો હવે અહીંયા મહારાજ આવું શિક્ષણ આપે છે ત્યારે આવા બધા મતી ફરેલા હરિભક્તો આવું પ્રતિપાદન કરે છે જે કરતા હોય એને કરવા દો પણ આપણે તો વચનામૃત પ્રમાણે અત્યારે ચિંતન કરી રહ્યા છીએ તો એવા વચનને માનવા નહીં જે ધર્મથી વિરુદ્ધ જતું હોય સત્સંગનું સંપૂર્ણ અહિત થતું હોય એવા વચન આપણા ખુદ ગુરુ કહેતા હોય તો ચિરકાળી થવું સારંગપુરના બીજા વચરામૃત પ્રમાણે બહુ એવું લાગે તો સમાધાન કરાવવું એમાં વિવેક બતાવ્યો છે કે મને આટલું મનાતું નથી યોગ્ય લાગતું નથી તો આનું કેમ સમજવું આનું નામ વિવેકી સાચો સજ્જન હરિભક્ત કહી શકાય અને એ સાચો સંત ગણી શકાય તો આ વચનમાં પણ આ વિવેક છે બીજી બાબત કે આવી રીતે વચન પાળીએ તો મળે શું ફાયદો શું આમાં તો કૂટાઈ જવાનું જ ને જો નીકળી જાઓ પ્રભાશંકરે બિચારા આ બધું ઘરબાર માનો કે લટકી રહ્યા આવું બધું કરવાનું તેનો ફાયદો શું લાધીબાઈ આવી રીતે પાણી ભર્યું બસ એ કરી દેખાડ્યું એથી શું ફાયદો ના એના બહુ મોટા ફાયદા છે એ જ વચનામૃતમાં મહારાજે બતાવ્યું છે કે જુઓ સંતમાં વચન પ્રમાણે જે રહેશે બહુ ધ્યાનથી ધારવા જેવી વાત એક વસ્તુ પેલી બને કે એ સંત પરમ એકાંતિક સંતની આજ્ઞામાં જે વર્તે તો પોતે ભલે એકાંતિકની સ્થિતિને ન પામ્યો હોય પણ એકાંતિક સંતની આજ્ઞામાં છે તો એ સંતનું જેવું કલ્યાણ થાય એવું આજ્ઞામાં વર્તનારનું કલ્યાણ એની સાથે જોડાઈ જવાથી વિના સાધને સિદ્ધ દશાને પામી અને પ્રભુની પ્રાપ્તિ કરી લે આટલું એક વચન પાળવામાં એક આશ્રિત પામે છે બીજી બાબત સારંગપુરના નવમા વચનામૃતમાં મહારાજે એમ બતાવ્યું કે સંતના વચનમાં જો વર્તે તો ગમે તેવા તામસી કર્મ ઘોર કર્મ થયા હોય એ બળીને બધા ભસ્મ થઈ જાય છે અને એના હૃદયમાં કળયુગ ભરાઈ ગયો હોય પાપી વિચારો ભરાઈ ગયા હોય પાપ ભરાઈ ગયા હોય મલિન વિચારો મલિન વાસનાઓ ભરાઈ ગઈ હોય એ બધું નષ્ટ થઈ જાય અને સતયુગના પરમ ધર્મ એના હૃદયમાં આવી નિવાસ કરે જો સંતના વચનને અનુસરે તો આટલો ફાયદો થાય છે અમસ્તુ કંઈ આ પ્રતિપાદન નથી અને સરળતાથી જો ક્યારેક આવો મોકો મળી જતો હોય ને કરી લઈએ તો શું વાંધો છે પણ પ્રાપ્તિ બહુ મોટી છે અને ભગવાનના વચનમાં વર્તે તો સંતના વચનમાં વર્તીયતા બે પ્રાપ્તિ બતાવી ભગવાનના વચનમાં વર્તે તો એની પ્રાપ્તિની તો કોઈ ગણના નથી કેવી બતાવી પ્રથમના ચોત્રીસમાં વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કે જે પરમેશ્વરના વચનમાં વર્તે તો ભગવાન ખુદ પોતાના સ્વરૂપનો જેવો આનંદ ભોગવે છે એવો એ આગના પાળતલ ભોગવે પોતાને પોતાના સ્વરૂપનું જેવું સુખ આવે છે એવું વચનમાં વર્તે તો એવો આનંદ એ વચનમાં વર્તનારો ભોગવે છે આનાથી કોઈ મોટી પ્રાપ્તિ ખરી એટલે વચનની બહુ મોટી પ્રાપ્તિ છે કે આ વચન પ્રમાણે વર્તે એ સંજોગને નભાવી લે એના ઉપર એક સરસ વાત છે યાદ રાખવા જેવી છે વિંધ્યાચલ પર્વત પેલા સૂર્યજીને એમ કહ્યું કે હે સૂર્યનારાયણ તો કે હા તો કે તમે મને પ્રદક્ષિણા કરો વિંધ્યાચળ પર્વત કે હું ઉભો હો અને તમે મને પ્રદક્ષિણા કરો સૂર્યનારાયણ કે એ નહીં હો સકેગા ये कैसे हो सकता है नहीं तुझे प्रदक्षिणा करूं विंध्याचल के नहीं કરો તો કે ના નહીં કરું ઠીક છે જાઓ તે જોઈ લઉં છું લે અને માળો વિંધ્યાચળ વધવા માંડ્યો એ કે હું એટલો વધુ એટલો ઊંચો થાવ એટલો ઊંચો થાય કે તમારો માર્ગ એકવાર રોકી દઉં અને આ બ્રહ્માંડમાં અંધારું ન કરી દઉં તો મારું નામ વિંધ્યાચલ નહીં અને ઉપડ્યો વિંધ્યાચળ વધતો વધતો વધતો ઊંચો થવા માંડ્યો તો બધે જ ઋષિ મુનિઓ દેવતાઓમાં ચર્ચા થઈ પડી કે મારી નાખ્યા સૂર્યનારાયણ અને વિંધ્યાચળના ડખામાં આપણે મરી જઈશું આ વધવા માંડ્યો છે સૂર્યનારાયણને એમ કહેવાય નહીં કે ભાઈ તમે આને પ્રદક્ષિણા કરો કારણ કે તો આખો બ્રહ્માંડનો રૂલ્સ ફરી જાય છે ત્યારે વિંધ્યાચળ કોઈનું માને નહીં એવો ભડભાદરિયો છે મારો એ કોઈનું માને એમ નથી અને કોઈ પણ એને સમજાવવા જાય તો કે મને મારું કામ કરવા દો એક વાર સૂર્યનારાયણને હું મારી પ્રદક્ષિણા ન કરાવું તો મારું નામ વિંધ્યાચલ નહીં એમાં ડાહ્યા ઋષિ મુનિઓને યાદ આવ્યું કે ભાઈ એક કામ કરો ભાઈ થોડું સમજો તો શું તો કે વિંધ્યાચળ છે એ અગત્ય ઋષિનો ચેલો છે કોઈનો ન માને એ એના ગુરુનું માને એટલે અગત્ય ઋષિને કહો તો એ કાંઈક રસ્તો કાઢી બતાવે બધા અગત્ય મુનિ પાસે ગયા કે બાપજી આ બધો અંધકાર ફેલાવાની તૈયારીમાં થઈ ગયું છે અને જરા બ્રહ્માંડમાં ગરબડ થશે અને આપનો ચેલો છે વિંધ્યાચલ તો જરા એને કંઈક મનાવો ને ઠીક છે હું રસ્તો કાઢું છું બહુ મધુર પ્રસંગ છે અગત્ય મહારાજ પાદુકા ઉપર ચડી મુનિ મહારાજ હાથમાં દંડ કમંડળો લઈને નીકળી ગયા એ વિંધ્યાચળની પાસેથી નીકળ્યા વિંધ્યાચળ દૂરથી જોયું કે ઓહો હો મારા ધન્ય ભાગ ધન્ય ઘડી આજ મારા ગુરુ મને દર્શન આપવા આવ્યા છે પેલા પર્વતો આવી રીતે કંઈક જોતા હશે બોલતા હશે રામ જાણે અત્યારે ખોપડામ નથી ઉતરતું પણ વિંધ્યાચલે જોયું કે મારો ગુરુ આવે છે એટલે અગત્ય જેવા નજીક આવ્યા એટલે વિંધ્યાચળ સાસ્તાંગ દંડવત કરીને પગમાં પડી ગયો આજે પણ વિંધ્યાચળ લાંબો સૂતો છે જોયો છે લાંબો વિંધ્યાચળ પીડ્યો છે એ અગત્ય નીકળ્યા ત્યારે પગમાં પડ્યો દંડવત કરીને જ્યાં પગમાં માથું મૂક્યું અને બોલ્યો કે બાપજી શું સેવા કરું તો કે બસ મેં દક્ષિણ ભારત કી યાત્રા કી ઓર જાતા હું મેં જબ તક ના લોટું તબ તક એ હી પડે રહો હજી અગત્ય ઋષિ ગયા નથી અને ચેલો એમનેમ સૂતો જ તો અગત્ય તો નીકળી ગયા કામ સમાપ્ત થઈ ગયું વિંધ્યાચળ સુઈ ગયો એમને દંડવત કરતો લાંબો પડ્યો વર્ષો નીકળી ગયા વિંધ્યાચળ માથું ઊંચું નથી કરતો ત્યારે હવે પાછા એવાય હોય ને એ નીકળતા જાય ને કહેતા જાય કે લા તારો ગુરુ ગયો એ ગયો સાધુ બાબાના ક્યાં ઠેકાના માટે હવે તું ઊભો થા અને તારું કામ કર તો કે ના ના ના એ નહીં થાય મારા ગુરુનું વચન છે કે હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી આમ જ પડ્યો રહેજે એટલે હું હવે માથું ઊંચું તો નહીં કરું સંત વચન છે ને એમાં મારા ગુરુ છે એનું વચન કેમ લોકો તો ઘટના શું બની વર્ષો ગયા યુગો ગયા ભગવાન રામચંદ્રજીને વનવાસ થયો અને એ જ ચિત્રકૂટ એનું એક શિખર છે વિંધ્યાચલનું એના ઉપર રામ લક્ષ્મણ અને જાનકીએ નિવાસ કર્યો મંદાકિનીમાં સ્નાન કર્યું અને કામદગીરી પર્વત ચિત્રકૂટ એને ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીએ પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું અને એ જ વખતે વિંધ્યાચળ રોમ રોમ નાચી ઉઠ્યો કે જુઓ જુઓ ગુરુ વચન પાળવાનું ફળ જુઓ મેં પહેલા એવી પ્રતિજ્ઞા કરી હતી કે સૂર્ય મને પ્રદક્ષિણા કરે એ સૂર્યને હું પ્રદક્ષિણા ન કરાવી શક્યો પણ ગુરુ વચન પાડ્યું તો આજે જેના એક રોમમાં કરોડ કરોડ સૂર્ય છે એવો સ્વયં પ્રભુ આજ મને પ્રદક્ષિણા કરે છે જુઓ આ સંતનું વચન જુઓ અને રામે એની પ્રદક્ષિણા કરી આજ પણ એ પરંપરા એમ જ ચાલુ છે આટલું જ હૃદયમાં ધરાઈ જાય તો કે સંત વચન શું કરી શકે છે અને પ્રભુએ તો એમ કહ્યું છે કે મારું વચન પાળે મારી શિક્ષાપત્રી પાળે મારા વચનામૃતના વચનો પાળે તો મને સ્વયંને મૂર્તિનો જેવું સુખ છે એવું હું મારા ભક્તને પ્રદાન કરું છું એ વચનની ખૂબીની વાત આ વચનામૃતમાં છે હવે જે બીજી વાત છે એને આપણે ધારીએ તો પછી વાત મહારાજ એમ કરે છે કે જેના હૃદયમાં ભક્તિ છે એને એક વચનની વાત કરી બીજી વાત કે વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં સુરવીરપણું રહે તે મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતા ધારતા જ્યારે ભૂંડા ઘાટ સંકલ્પ થાય અને તે હઠાવ્યા ન હઠે તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે તે ધારતા ધારતા દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધ સ્તતો યાતિ પરામ ગતિ તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ હવે થોડું ધ્યાનથી બીજી બાબત આવી છે ભગવાનની મૂર્તિને સતત ધારતો રહે ધારણા કરે પોતાના હૃદયમાં ન ધરાય તો પણ ધારણા કરતો રહે સતત ભગવાનની મૂર્તિને ધારવાનો આગ્રહ રાખે કાયર ન થાય નાસીપાસ ન થાય નિરાશ ન થાય હટી ન જાય છોડી ન દે મંડોરી ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારવામાં વાત સાચી છે કે ભગવાનની મૂર્તિને જ્યારે હૃદયમાં ધારીએ ત્યારે જ બધું ડોળ ઉખળે આ પેલો પ્રોબ્લેમ ગાઢ સંકલ્પનો જેવી ભગવાનની સ્મૃતિ કરવા જાય અને સંસાર ઉખળે એનું કારણ છે છીછરું જળ હોય અને છીછરા જળમાં આપણે પાણી પીવા માટે લોટો બોળીએ તો તરત તળી અડી જાય અને તરત જ કળણ અને ડોળ ઉપર આવે પાણી ડોળું થઈ જાય પીવા લાયક ન રહે એટલે શરૂઆતની આપણી સ્થિતિ છીછરી છે એટલે જેવી મૂર્તિને ધારીએ એટલે તરત જ આપણી જે વૃત્તિ છે ને એ છેક તળિયે અડે છે અને બધું જ કળણ ઉડાડે છે પણ એ ધ્યાન કરતા કરતા જેમ સમય જાય છે એમ જો પાણી એકદમ ઊંડું થઈ જાય ગંભીર થઈ જાય અને ભરાઈ જાય જળ તો પછી ઉપરથી ગમે તેટલું પાણી ભરો પણ તળિયે કળણ ઉઠતું નથી કારણ કે ત્યાં કોઈ વિક્ષેપ અડતો નથી એમ ધ્યાન કરતા કરતા કરતા જ્યારે આપણા હૃદયમાં ભગવત ભક્તિનું જળ એટલું બધું ભરાય કે પછી સંસારનો જે કળણ છે એની જે મલિન સપાટી છે તો દૂર સુદૂર છૂટી જાય છે પછી એને આ માયાનો ડોળ ઉઠતો નથી પ્રારંભમાં ઉઠે છે સંકલ્પ વિકલ્પોના ભૂંડાઘાટ થાય છે તો શું કરવું ભગવાનની અતિશય મહિમા સમજવું અને ઘાટ સંકલ્પને ખોટા કરતો નથી તો મહિમા કઈ રીતે સમજવો થોડું થોડું આપણે લઈ લઈએ એક તો ભગવાનની મૂર્તિનો મહિમા સમજો કે મનવા મહારાજે પ્રથમના વચનામૃતમાં અને મધ્યના બાવીસમાં વચનામૃતમાં એમ કહ્યું છે કે ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે એક ચિંતામણી હાથમાં હોય તો પછી રાગપણું શેનું ચિંતામણી જેની પાસે હોય તો પછી શું શું ખામી જે ઈચ્છે તે મળે જે ઈચ્છે તે હાથમાં ચિંતામણી આવી જાય એમ કે અમેરિકા જવું છે ફળડાટ ઉતરી જાય ચિંતામણી છે તો એને કોઈ દ્રવ્યની ખોટ નથી કોઈ ભોગની ખોટ નથી કંઈ બાકી રહેતું નથી તો જો તારે અધૂરો પ્રિય છે જીવનમાં ને તો એક ચિંતામણી પકડી લે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે એને તું જાલી રાખીશ તો તું જે ઈચ્છીશ તે બધું જ મળશે એમ કરતાંય મન ન સમજે તો પછી એને સમજાવવાનું શું સમજાવું કે તને જે પંચ વિષયો પ્રિય છે એમાં જો આટલું તને સુખ મળે છે તો એ પંચ વિષયનો બનાવનાર ભગવાન એમાં ખુદમાં કેટલું સુખ છે અને એની વ્યવસ્થિત સમજણ પંચાળાના પહેલા વચનામૃતમાં મહારાજે બતાવી છે કે કોઈ સાહુકાર માણસ હોય ગરીબ ગુરુબાઓને માટે ધર્મશાળા બંધાવે વાવ કુવા તળાવ ગળાવે પાણીની પરબ બંધાવે વૃક્ષો રોપાવે અને જેમાં પછી એઠો રોટલો જેમ રાંક ગરીબ અને ભિખારીને નાખે પણ ભિખારી તો એમાં પરમ સંતોષ માને તો એ જે રાંકને રોટલો આપે છે એમાં એને સુખ મનાય છે તો એ જો સુખ ગણાતું હોય તો સાહુકારને ઘેર કેટલું સુખ હશે તો આ પૃથ્વી લોકના જો આવા સુખ હોય તો બ્રહ્માદિક ઈશ્વરોના લોકના કેટલા સુખ છે પણ એ બ્રહ્માદિક લોકના ઈશ્વરોના જે સુખ છે એ ભગવાને પોતે એના માટે નિર્મિત કર્યા છે એ પણ કેવા છે જેમ તમારી આગળ સડતાળાના રાંકા છે અને બટકું રોટલો નાખો છો એમ બ્રહ્માદિક ઈશ્વરો એ પરત પરમાત્મા પુરુષોત્તમ નારાયણની આગળ તો સડતાળાના રાંકા જેવા છે અને એનું સુખ એવું છે કે એઠો રોટલો આમ ફેંકી દીધો છે એને બ્રહ્માદિક ઈશ્વરો ભોગવે છે તો પછી સ્વયં ખુદ ભગવાનની મૂર્તિનું કેટલું સુખ હશે માટે તું એનો લાલચુ થા તને એ સુખ મળશે પછી કોઈ કમી નહીં રહે આ મનને સમજાવવાની તો ખૂબ જરૂર છે રોજના મનનની જરૂર છે જાડી ભાષામાં ગુણાતીતાનંદ સ્વામીએ બતાવ્યું છે અક્ષરધામમાંથી સુખ છૂટું મૂક્યું છે પણ કેવી રીતે બહુ જાડી રીતે એક મચ્છરિયું મૂતર્યું મચ્છરિયું મૂતર્યું કોણ જાણે મૂતરે કેટલું કહે તો પેલા મચ્છરિયું મૂતર્યું એની જણ ઉડી એ પ્રકૃતિના લોકમાં ગયું ત્યાંથી બ્રહ્માના લોકમાં ગયું ત્યાંથી ઇન્દ્રાદિકના લોકમાં આવ્યું ત્યાંથી ઉડતા ઉડતા રાજા મહારાજાના આ બધા લોકમાં આવ્યું એમ કરતા કરતા છેવટે સામાન્ય જનસમાજમાં બધે એની જણ ઉડી મચ્છરિયાના પેશાબની અને એ જે જણ ઉડી એમાં બધા બ્રહ્માદિક ઇન્દ્રાદિક એ બધા સુખ માને છે તો પછી ખુદ અક્ષરધામનું ભગવત મૂર્તિનું સુખ કેટલું હશે જાડું દ્રષ્ટાંત બસ મચ્છરિયું મૂત્રે એટલું સુખ છૂટું કર્યું છે ભગવાને અને એમાં આટલા બધા સુખી છે તો ભગવાનનું સ્વયંનું સુખ કેવું છે એ સુખની ઝાંખી અહીંયા જોઈને થાય છે આમાં આટલું છે તો હવે મારે તો એ સુખને જ પામવું છે આ એકવાર ખુરશીની લાલચ ચાખી જાય છે પછી કેમ દિલ્હી સુધી દોટ મૂકે છે એ કે આમાં એટલો જલસો છે પછી ત્યાં પહોંચી જાય છે તો પછી જલસાને કશો વાંધો જ ન આવે ને કે દ્રષ્ટિ પહોંચી જાય તો જ આને પંચ વિષયો છે એનો રસ ઉડી જાય તો આવી રીતે પુરુષોત્તમની મૂર્તિનો મહિમા સમજે અને પોતાને પૂર્ણ કામ માને કે હું તો સુખરૂપ છું મારે કોઈ બીજી બાહ્ય વિષયો દ્વારા સુખ મળે એ કલ્પના ખોટી છે હું પોતે સ્વયં સુખરૂપ છું કઈ રીતે આપણે સમજીએ આપણે પંચ વિષયોમાંથી સુખ લઈએ છીએ ને એ બહુ ગજબ રીત છે ખરેખર કેવી કે કાળો ધોમ વૈશાખનો ઉનાળો તપે અને મધ્યાહન હોય અને એમાં કોઈને ટાઢીયો તાવ લાગુ પડે અને ધ્રુજે હવે બહાર જોવો તો ગરમીનો પાર નથી અને આ તતડે છે ઠંડીમાં ડગડગ ડગડગ ડગડગ ડગડગ થાય એ વખતે એને કામળા ઓઢાડવામાં આવે છે ડોક્ટર આવે તો કામળો ઊંચો નહીં કરે કેમ મને કામળો ઓઢાડો સુખ આવે છે ખરેખર કામળો ભર ઉનાળામાં ઓઢવો એ સુખ છે પણ એને એટલા માટે સુખરૂપ લાગે છે એની તબિયત ખરાબ છે એના શરીરમાં વિકૃતિ છે માટે એને કામળો સુખ આપે છે પણ જેવી એની તબિયત તંદુરસ્ત થશે એનો એ કામળાનો ઘા કરી દેશે મૂર્ખાઓ છો કઈ નજીક લાવો છો એસી ચાલુ કરો એસી ચાલુ કરો કામળા શું લાવો છો કેમ હવે એની તબિયત સુધરી ગઈ છે અંદરથી જ્યારે પૂર્ણ કામની તંદુરસ્ત સ્થિતિ સ્વ આત્મરમણની સ્થિતિ આવે ત્યારે એને આ વિષયોના કામળાથી છે બધા ફેંકાઈ જાય આ શું મારી પાસે લાવ્યા છો હું તો સ્વયં સુખી છું પણ જ્યાં સુધી વિષયોની વિકૃતિ છે ત્યાં સુધી જરાક લાવો ને જરા બાબલાને લાવો ને મને અણોહરું લાગે લે હવારના ઘરના ગયા છે દેખાતા નથી ક્યાંય ગયા આ બધી જે કામના છે એનું કારણ પોતાની અંદર તબિયત બગડેલી છે વિકૃતિ છે એટલે પંચ વિષયોની મીઠાશ છે જેમ તાવ આવ્યો છે એટલે ઉનાળામાં કામળો સારો લાગે છે હકીકતે ઉનાળામાં કામળો સુખ આપે નહીં વિકૃતિ છે તો સગડીમાં હાથ ગાલી હાથ બળી જાય પછી એના પાટાપિંડી કરીને ઉપર બરફના ગાંગડા ઘસે અને પછી હા બહુ મજા આવે છો ટાઢું લાગે છે ઘસો ઘસો તો પેલા હાથ શું કામ સળગાવ્યો હાથ સળગાવ્યો જ ન હોત તો બરફના ગાંગડાના સુખની કોઈ વાત જ નહોતી પંચ વિષયોમાં હાથ ગાલી ગાલીને સળગે અને પછી વિષયો મળે ત્યારે કે હવે હું સુખી છું એટલે પેલા દુઃખ ઊભું કરવું અને પછી સુખની અનુભૂતિ કરવી એ આપણી રોજની રૂટિન પદ્ધતિ છે પણ સ્વયંની તબિયતને જો જાણવામાં આવે તો પછી પંચ વિષયોની નિવૃત્તિ થતા વાર લાગતી નથી એને મહારાજ પૂર્ણ કામ શબ્દ બતાવીને સમજાવે છે તો પોતાને પૂર્ણ કામ માને અને આ રીતે સંકલ્પને ખોટો કરતો રહે અને ભગવાનની મૂર્તિને ધારતો રહે તે દસ વીર પચીસ વર્ષ કે સો વર્ષ અનેક જન્મ સુધી પણ કાયર ન આપણે ઘણા લોકો પૂછીએ માનસી પૂજા કરો અરે પણ સામે ઠેકાણું જ નથી રહેતું એટલે હવે નથી કરતો માનસી પૂજામાં જ્યાં જરા બેસીએ તો પાટલો ઉલ્લી નામ વયો જાય મહારાજ એક બાજુ ગળથુલિયા ખાઈ જાય મન ઠેકાણે રહેતું જ નથી હું તો માનસી બધા આંખો મીચો તો ક્યાંય નો ક્યાંય નીકળી જાઉં છું હવે મન રહેતું જ નથી પછી હવે ઢોંગ કરવાની શું જરૂર એટલે આ બધા બીજા ઢોંગ કરે છે અને તું નિર્દંભી થયો ન મન રહે છતાંય છોડે નહીં કે મને આવું થાય છે પણ ના હું માનસી પૂજા તો કરીશ જ પૂજામાં મન સવારે નથી રહેતું એટલે હવે હું પૂજા છોડી દઉં ના હું પૂજા કરીશ જ માળામાં બેસું છું પણ ધ્યાન નથી રહેતું પણ છતાં હું પ્રયત્ન કરીશ એવા જે આગ્રહવાળા છે એના ઉપર ભગવાનની કૃપા થાય છે પાંચમા વચનામૃતમાં પ્રથમમાં કહ્યું કે મૂર્તિ હૈયામાં ન દેખાય છતાંય જે આગ્રહવાળા છે એના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને ભગવાન એની ભક્તિએ કરીને વશ થઈ જાય છે માટે ધ્યાનને તો ન છોડે હવે એક ધ્યાન બાબતે થોડીક વાત કે ઘણા ભક્તો ધ્યાન કરતા હોય તો એમાં એવું પણ કહેતા હોય છે કે મૂર્તિને ધારીએ ચિહ્નને ધારીએ અને ચિહ્ન ચિહ્ન પ્રમાણે એક એક મહારાજનું નામ લેતા જઈએ આવી રીતે અમે મૂર્તિનું ધ્યાન કરીએ છીએ આ બહુ સારી વાત છે પણ એના કરતા પણ થોડું આ પણ કરવું કરવા જેવું જ છે ચિહ્ન ચિહ્ન ઉપર નામ લેવું મૂર્તિને ધારવી પણ પાંચ થી દસ મિનિટનો સમયગાળો એવો વિતાવવો કે ન કોઈ ચિહ્ન સંભાળવું કે ન કોઈ મંત્ર જપ સંભાળવો સંપૂર્ણ સર્વાંગ સંપૂર્ણ આખી મૂર્તિને હૃદય કમળમાં નિરખવી બસ શૂન્ય ભાવે નિરખતા જ રહેવું નિરખતા જ રહેવું નિરખતા જ રહેવું આ એક નિર્વિકલ્પ ભાવનો સ્વાદ લેવા માટે આ અનુભવ રોજ પ્રતિદિન કરવો કરવો ને કરવો એક મૂર્તિને ધારતા ધારતા ધારતા ધારતા ભલે ઊંઘ આવી જાય પણ આ એક અનુભવ હંમેશા કરવા જેવો છે આ ધ્યાનની સારી રીત છે કરવા જેવી છે હવે આ રીતે મહારાજે બતાવ્યું પછી એક છેલ્લે જે શબ્દ મૂક્યો છે એને વિચારવા જેવો છે મહારાજે એમ કહ્યું કે આને એકાંતિક ભક્ત કહીએ હવે ધ્યાનથી તમે વિચારો કે જેના હૃદયમાં ભૂંડા ઘાટ ઉઠતા હોય એને એકાંતિક ભક્ત કેમ કહેવાય કારણ શ્રીજી મહારાજે એમ બતાવ્યું છે એકાંતિક ભક્તનું લક્ષણ એવું દરેક વચનામૃતમાં એવું કર્યું છે કે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મય યુક્ત ભક્તિ એ યુક્ત હોય એને એકાંતિક ભક્ત કહેવાય અને જેને એક ભગવાન સિવાય બીજી કોઈ વાસના ન હોય એને એકાંતિક ભક્ત કહેવાય તો આ ભક્તની સ્થિતિ અહીંયા એવી કંઈ દેખાતી નથી એને તો સંકલ્પ ઉઠે છે ભૂંડા સંકલ્પો ઉઠે છે એમ કહ્યું છે છતાં મહારાજે એને એકાંતિક ભક્ત કહ્યો છે તો એમાં સમજવા જેવું છે કે એકાંતિક સુકામ કહો છે જુઓ યુદ્ધના મેદાનમાં સુરવીર કૂદી પડે એની રાજાની માલિકની આજ્ઞાથી વચનથી કૂદી પડે અને દુશ્મનોને દળ કટકને મારી હટાવી કાપી કૂટી દૂર કરી અને વિજય હાંસલ કરી અને રાજાની પાસે આવે એને આપણે શું કહીએ શૂરવીર કહીએ તો પછી જે યુદ્ધમાં વચનથી કૂદી પડ્યો વિજય વખતે એ જીવિત ન રહ્યો અને ટુકડા થઈને રણ મેદાનમાં શહીદ થઈ ગયો એ સુરવીર ન કહેવાય જેણે વિજય હાંસલ કર્યો એ પણ સુરવીર છે અને વચને મેદાનમાં કૂદી ગયો ને દળ કટક દુશ્મનોની સામે ઝાકાઝીક ઝાકાઝીક જે ટુકડા થઈ ગયો એ પણ સુરવીર છે સંજોગ અને શક્તિનો ભેદ પડ્યો કે એક માણસ વિજય શ્રીની વરમાળા પહેરવા માટે જીવિત રહ્યો અને એક માણસ પોતે બલિદાન આપીને રણ મેદાનમાં પોઢી ગયો જે એનો માલિક છે રાજા છે એની નજરમાં બે છે કે આ વિજય મેળવીને આવ્યો છે એ કેટલાયની શહીદી ઉપર પણ આવ્યો છે એટલે જેટલો એને સન્માનિત કરે છે એટલો મૃતકની પાછળ આંસુ પણ પાડે કે મારા પ્રિય શહીદો રણ મેદાનમાં પોઢી ગયા છે એ નજરમાં છે શિવાજી મહારાજે રાયગઢનો કિલ્લો જીત્યો પણ એમનો પ્રિય સેનાધિપતિ જયારે એમાં શહીદ થઈ ગયો તો શિવાજી મહારાજ એમ બોલ્યા કે કિલ્લા આલા પણ સિંહ ગાલા સિંહ ગેલા ગઢ મળ્યો પણ મારો સિંહ હતો એ રણ મેદાનમાં પોઢી ગયો છે અને શિવાજીની આંખમાંથી આંસુ આવી ગયા તો સુરવીર જીતે એ જ સુરવીર છે એવું નથી રણ મેદાનમાં ટુકડા થઈ જાય એ પણ સુરવીર છે માલિક બેયને જાણે છે વચનામૃત સિત્તેરમાં મહારાજે પણ એ બતાવ્યું કે એકની આગળ વાણિયા બ્રાહ્મણ આવ્યા તો જીતી જવાય પણ આરબની બેરખ આવી ભાવર અને ભીલ આવ્યા એ તો કંટી પ્રજા છે એને જીતી ક્યાંય શેલી છે પણ માલિકની નજરમાં છે એ લડાઈ લે છે એને ધન્ય છે એને શાબાસ છે અને કૃપાનું પાત્ર છે એટલે સુરવીરના લક્ષણ છે એક પોતાનો જે રાજા માલિક છે એના વચન પ્રમાણે કૂદી પડે જો આમાં વચનની વાત કરી છે અને બીજું કૂદી પડ્યા પછી એનું લક્ષ્ય હોય છે કે મારે વિજય મેળવવો છે સૈન્યને મારી હટાવવા આ લક્ષ્ય છે તો એવી રીતે ભક્તને ભગવાનનું વચન કૂદી પડે અને બીજું લક્ષ્ય છે કે મારું જે હૃદય કમળ છે એમાં મારે પુરુષોત્તમની મૂર્તિને સ્થાપન કરવી છે એટલા માટે એમાં જે જીતી જાય એવો પણ એકાંતિક છે અને એ માર્ગે જે ટૂંક ટૂંક થવા નીકળી ગયો છે એ પણ એકાંતિક જ છે નીકળી ગયો છે બસ એનું લક્ષ્ય બરાબર છે કારણ કે એની પણ એક વાસના થઈ ગઈ છે કઈ વાસના કે મારે પુરુષોત્તમને પામવું છે અને પુરુષોત્તમને હૃદયમાં સ્થાપવા છે એટલે વચનમાં ટૂંક ટૂંક છે લક્ષ્યમાં પણ પરફેક્ટ પાકો છે એટલા માટે અહીંયા મહારાજેને એકાંતિક કહ્યો છે અને જે પદ પહેલા એકાંતિકને મળે એ પદવી આ એકાંતિક ભક્તને પણ મળે છે તો એવી રીતે આ પંદરમા વચનામૃતની આપણે થોડી બાબત જોઈ હવે થોડું સોળમું વચનામૃત તો એમાં એક વસ્તુ પહેલા જોઈ લઈએ સોળમું શરૂ કરતા પહેલા ભક્તો બે પ્રકારના છે એક જ્ઞાન માર્ગી છે એક ભક્તિ માર્ગી છે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ જે ભક્તિ માર્ગે જઈ શકે એ જ્ઞાન માર્ગને પોતે અનુસરી ન શકે બંનેની રૂચિનો ભેદ છે સ્થિતિનો ભેદ છે ચૈતન્ય મહાપ્રભુ એ હાથમાં એક તારોને મંજીરા લઈને નાચે કૂદેને દિવાના થાય એ પ્રેમ ભક્તિનો એનો માર્ગ છે એની રૂચિ છે એની સ્વાભાવિક પ્રકૃતિ છે તો શંકરાચાર્યજી મહારાજ પાસે એ અપેક્ષા ન રાખી શકાય કે શંકરાચાર્ય મહારાજ આવી રીતે એકતારો મંજીરા લઈ અને આવી રીતે નાચે કૂદે ના એની જ્ઞાનાત્મક સ્થિતિ છે તો ચૈતન્ય મહાપ્રભુ પાસે એ અપેક્ષા ન રાખી શકાય કે શંકરાચાર્યની જેમ તમે આ મંજીરાની એકતારા મૂકી અને જ્ઞાનવાન સ્થિતિવાન બની રહો બંનેની રૂચિમાં ભેદ છે કારણ કે અમુક લોકો ભાવથી જીવે છે અમુક લોકો વિચારથી જીવે છે અમુક લોકો મસ્તકથી જીવે છે અમુક લોકો હૃદયથી જીવે છે આ બે ભેદ અનાદિના છે અમુક લોકો ભાવુક હોય છે અમુક માણસો બૌદ્ધિક હોય છે વૈચારિક હોય છે સમજણવાળા હોય છે એની પાસે સમૃદ્ધિ વિચારની હોય છે બીજાની પાસે સમર્પિત થઈ જવાની મૂડી છે ભાવ લાગણી અને બીજો છે જ્ઞાન માર્ગી છે તો બંનેને માટે કંઈક રસ્તો હોય એટલે શ્રીજી મહારાજે સૌ પ્રથમ ભક્તિ માર્ગી જે ભાવુક છે સમર્પણ થઈ શકે છે જેનાથી એવા ભક્તિની ચર્ચા કરી અને હવે સોળમા વચનામૃતમાં જ્ઞાન માર્ગીની ચર્ચા કરે છે જેની પાસે વિચાર છે બુદ્ધિ છે સમજણ છે અને એ માર્ગેથી જ પોતે જઈ શકે એમ છે લક્ષ્ય એક છે એકાંતિક ભક્તિ પ્રાપ્ત કરવી એ જ લક્ષ્ય બે વચનામૃતનું છે પણ તરત રૂચિના ભેદે પણ મહારાજે સાધકને માટે સોળમું વચનામૃત બીજે દિવસે ચર્ચ્યું અને એ ચર્ચામાં જુઓ જે વસ્તુ જ્ઞાન માર્ગી પામે એ જ વસ્તુ ભાવથી ભક્તિ માર્ગ વાળો પામે જે માર્ગથી ભક્તિ માર્ગ વાળો જે પ્રાપ્ત કરે એ જ વસ્તુ જ્ઞાન માર્ગી એ દ્વારા પ્રાપ્ત કરે છે પ્રાપ્તિમાં ફર્ક નથી ચાલવામાં ફર્ક છે તો પહેલી બાબત સોળમા વચનામૃતની શ્રીજી મહારાજ એમ બતાવે છે કે જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય આ થોડું વચનામૃત જરા ઝીણવું છે એટલે જરા શાંતિથી વિચારવાનું સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં આ એક પહેલો મુદ્દો રજૂ કર્યો હવે વિચારો સત એટલે સાચું અસત એટલે ખોટું સાચા ખોટાનો વ્યવસ્થિતપણે વિવેક અને દ્રષ્ટિબિંદુ એ પણ કેવો કે પોતામાં જેટલા અવગુણ છે એને પણ જાણે જેટલા દોષ છે એને બરાબર જાણે હવે આવી દ્રષ્ટિ બધાની પાસે હોય પોતાના અવગુણને બધા જોઈ શકે જાણી શકે એક પણ અવગુણ ન દેખાય એવી આપણી દ્રષ્ટિ હોય છે તો પોતાનું નિજ દર્શન કરવું પોતાના વ્યક્તિત્વને આરપાર નિરખવું એવો તો આવો જ્ઞાનવાન વિચારવાન કોઈ સમજણવાળો જે હોય એ જ પોતાનું વ્યક્તિત્વનું દર્શન કરી શકે અને પોતાને એક એક અવગુણોને ઓળખી શકે બીજો ઓળખી ન શકે તો હવે નથી ઓળખી શકતો એ શું કરે એ આગળ વચનામૃતમાં ગયું એ સ્નેહે કરીને ભગવાન અને સંતને સમર્પિત થાય છે ત્યારે પોતે એમ કહે છે કે મને સાચું ખોટું કંઈ ખબર પડતી નથી ત્યારે સંત એને બતાવે છે કે આટલું સાચું આટલું ખોટું આ પ્રમાણે કરો આ મૂકી દો આ રાખો આ છોડી દો અને પોતાના તમામ દોષને સંત બતાવતા જાય છે એમ છોડતો જાય છે કારણ કે એને અર્પિત થઈ ગયો છે અને એ નિર્દોષ થઈ જાય છે તો જે રીતે પેલો નિર્દોષ થયો સંત બતાવે છે અને છોડતો જાય છે જ્ઞાનવાન જે છે એ પોતાના વિચારના બળે પોતાના અવગુણોને જાણે જાણી અને એને વિચારીને તેનો ત્યાગ કરી દે પોતાની મેળે ત્યાગ કરી દે જો આ બધાથી ન થઈ શકે એટલે આ વચનામૃત સૂક્ષ્મ છે પોતે પોતાના અવગુણને જાણે અને પોતાને વિચારના બળે એને ત્યાગ કરી દે છોડી દે જાણે એટલું પૂરતું નથી જો છોડી ન શકતો હોય તો જાણવામાં ફર્ક છે એને દોષને દોષના રૂપમાં નથી જાણ્યો એટલે મહારાજે કહ્યું કે એનો ત્યાગ કરી દે મટકાનાથ ઘોડા ઉપર જતા હતા ગુરુ મટકાનાથ અને એનો પાછળ રામ પ્રસાદ રામદાસ ચેલો ગુરુ ઘોડા ઉપર બેઠેલા એટલે સર સામાન લબાચા ઘણા છત્રી આન તેન થેલાન ખાવાન પીવાના કેટલાય સાધનો એના ઉપર ઘોડા ઉપર ખલેચામાં ગોઠવેલા અને મટકા નાચ ચાલ્યા જાય પાછળ રામદાસ આયલો આવે જી ગુરુજી જી ગુરુજી કરતો એટલે મટકાનાથે એમ કીધું કે બેટા પાછળ પાછળ આવે છે રામદાસિયા તો જરા આમાંથી કદાચ કોઈ વસ્તુ હવે રસ્તો બહુ ખરાબ આવ્યો છે ખાબડ ખુબડ તો કંઈ પડી જાય તો તું ધ્યાન રાખજે જી ગુરુજી ભલે જી ગુરુજી જી ગુરુજી અમુક રસ્તો કાપ્યા પછી બપોર થયા એટલે નદી તળાવ જેવું આવ્યું એટલે ગુરુજી વૃક્ષની છાયા જોઈને વિચાર કર્યો કે હવે અહીંયા વિરામ કરીએ અને જરા નાસ્તા પાણી કરીએ ભોજન કરી લઈએ નાસ્તો સાથે ડબરામાં લાવ્યા હોય ઘોડા ઉપર ઉતર્યા હાથ પગ ધોયા અને ખલેચામાં હાથ નાખીને ડબરો કાઢવા ગયા તો ડબરો નહીં એટલે મટકા નાથે કીધું એટલે રામદાસ આ ડબરો ક્યાં તો કીધું ગુરુજી પડી ગયો રસ્તામાં પડી ગયો તે મેં તને નહોતું કહ્યું ધ્યાન રાખજે ધ્યાન રાખ્યું છે બરાબર ધ્યાન રાખ્યું છે બરાબર ધ્યાન રાખ્યું છે ત્રણ રસ્તા જ્યાં આગળ ગયા ત્યાં એક મોટું લીમડાનું ઝાડ આવ્યું ને ગુરુજી ત્યાં રાફડો છે એ રાફડા પાછળ ખણી કરતો આ ડબરો પડી ગયો બરાબર પાકું ધ્યાન રાખ્યું છે મૂર્ખા ધ્યાન રાખવાનું એટલે લઈ લેવાનું હોય તમે ક્યાં કીધું તું તમે કહ્યું તું ધ્યાન રાખજે પાક્કું ધ્યાન રાખ્યું લો એવી રીતે પોતામાં અવગુણ ઘણા જાણનારા પણ હોય કે હું આટલો કામી છું હું આટલો ક્રોધી છું હું આટલો લોભી છું પણ એને છોડી નથી શકતો તો એની પાસે પૂરો વિવેક નથી દોષનું બરાબર દર્શન નથી છોડી નથી શકતો વિવેકનું એની પાસે એટલું દર્શન નથી બીજી બાબત બતાવી અને ભગવાનમાં સંતમાં એને કોઈ અવગુણ ભાસતો હોય તો એ અવગુણનો ત્યાગ કરી દે અને એના જે ગુણ હોય તેનું ગ્રહણ કરે શબ્દ બહુ સમજીને મહારાજે વાપરો સંતમાં કોઈ અવગુણ ભાસતો હોય ભાસતો હોય એટલે કે દેખાતો હોય ત્યાં હોય નહીં પણ આને દેખાતો હોય એટલે આ વિચારવાન છે ને એટલે સમજે કે આમાં અવગુણ મને દેખાય છે દોષ દેખાય છે પણ હકીકતે આનામાં હશે નહીં તો એને સમજે વિચારે અને એનો અવગુણનો ત્યાગ કરે ને એમાં જેટલા ગુણ છે એને ગ્રહણ કરે ના ધન્ય છે આટલું એનામાં બહુ સારું છે બહુ સારું છે અને પેલા જે દોષ દેખાય છે એને સમજવા પ્રયાસ કરે તો એ વિચારવાન ભક્ત છે જયારે પેલો જે ભક્તિ પ્રધાન ભાવ પ્રધાન ભક્ત છે પંદરમા વચનામૃતનો એને તો દોષ દેખાતો જ નથી સંતમાં કારણ કે સમર્પિત છે મારું તો પ્રભુ આપ સર્વસ્વ છો મને તમામાં કોઈ દોષ દેખાતો નથી એટલે એને કોઈ સવાલ જ નથી હોય તો દેખાય નહીં ન હોય તો કોઈ સવાલ જ નથી એવો એ સમર્પિત પ્રેમી સ્નેહાળ ભક્ત છે હવે આને જે દેખાય છે હોય નહીં ને દેખાય બને એવું કારણ કે આપણે સમજી નથી શકતા મોટાની ક્રિયા ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બેઠેલા એમાં એક ભગત આવ્યા દર્શને પગે લાગ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ભગત જરા આપણે વાડીએ એક બળદ ખોવાઈ ગયો છે ક્યાંક જતો રહ્યો છે કોઈ લઈ ગયું છે તો જરા જઈને તમે જલ્દી દર્શન કરીને જાઓ અને તપાસ કરો અને બળદ ગોતી આવો તો શું છે કે આપણું ખેતીનું કામ અટકે નહીં ભલે સ્વામી જાઉં છું અરે ભગત ગયા થોડી વાર થઈ ત્યાં વળી કોક એવો ભગત દેખાણો એટલે ગુણાતીતાનંદ સ્વામીને એમ થયું કે આને પણ ભલામણ કરું તો જલ્દી આપણે જે કામ પૂરું કરવું છે એક સેવા કાર્ય પૂરું થઈ જાય માણસો ખોટી ન થાય એટલે એમને પણ ભલામણ કરી એ ભલામણ કરી કે બળદને જરા ગોતો ત્યાં એક સાધુ બેઠો તો ને એણે એમ કીધું કે સ્વામી જ્યારના બેઠા છો ત્યારના બળદ બળદ શું કરો છો ભગવાન સંભાળો ને ગુણાતીતાનંદ સ્વામી ત્યારે કઈ ન બોલ્યા પણ એ સંતને એ સમજી ન શક્યો પણ બન્યું એવું થોડા દિવસ થયા ને એ સાધુની પેન હતી લખવાની એના ઉપર એનો પોતાનો જ પગ આવી ગયો અને ભાંગી ગઈ અને પછી એના માટે રો રો કરે અરે રે મારી પેન ભાંગી ગઈ પેન ભાંગી ગઈ પેન ભાંગી ગઈ હવે મારું શું થાય ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી કે પેલા સાધુ પાસે ગયા જો આ પેન છે ને એ તારી છે અને એમાં તારો મોહ છે ઓલો બળદ છે ને એ મેં ગળે નહોતો બાંધ્યો મારા માટે નહોતો એ રાધારમણ દેવનો હતો અને રાધારમણ દેવનું કામ હતું એટલે અમને મહારાજે સોંપ્યું છે એટલે અમે ધ્યાન ન રાખીએ તો કોણ રાખે એટલે મોટાની ક્રિયા ન સમજી શકાય એટલે એને અવગુણ દેખાય જુનાગઢમાં એક મંડળ હતું લોટિયા સાધુનું લોટિયા એટલે લોટા રાખે એવું નહીં પણ લોટિયા એટલે કંઈ પણ ચૂલે ચડેલું ન જમે બાજરાનો જુવારનો જે લોટ આવે એને પાણીમાં ડોય અને પી જાય પરમ વૈરાગી મંડળ એવું એક મંડળ ગુણાતીતાનંદ સ્વામીની હયાતમાં જુનાગઢમાં હતું લોટિયા મંડળ કહેવાતું સારું એની રીતે ના પાડે તો કે પાછા વળનાર તો હોય નહીં કારણ કે જોગીની જમાયતું બાપના ન માને બાવાના માને તો એક દિવસ એવું બન્યું કે ગુણાતીતાનંદ સ્વામીને એમ થયું કે સાધુની ધર્મશાળા બને છે અને સંતો ગિરનારમાં લાકડા કાપવા વહેલા જાય છે આપણા ધર્મ પ્રમાણે એક ટાઈમ ભોજન કરવું જોઈએ કોઈ સંતો સવારમાં કંઈ ખાતા નથી હવે લાકડા કાપવા મજૂરીનું કામ કરવું અને ત્યાંથી રખડતા ભટકતા સાંજ પડી જાય છે ક્યારેક ક્યારેક આવતા તો સંતો ભૂખ્યા તરસા કામ કરી સારું નહીં એટલે સંતોને કહ્યું કે તમે સવારમાં કટક બટક એટલે ટીમણ કરતા જાઓ તો સંતોએ કીધું સ્વામી આપણાથી કેમ જમાય આવી રીતે ભોજન ન લેવાય અમે તો સેવા કરીશું તમારું વચન છે ને ગુણાતીતાનંદ સ્વામી કે ના ચાલો તમને એવું લાગે છે ને તો હું પેલા બેસું બસ અને ગુણાતીતાનંદ સ્વામીએ સવારના પોરમાં એ સંતોને જમાડવા માટે પથ્થર લઈને બેઠા અને બાજરી જુવારનો સૂકો રોટલો ને છાસ મીઠું જમવા બેઠા એ લોટિયા સાધુને ખબર પડી અને ઓહા થઈ ગઈ લ્યો આ મોટા કહેવાય છે આ સાધુ કહેવાય છે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરે છે સવારના પોરમાં ધર્મ ધ્યાનના સંબંધમાં બબે વાર તો પત્તર પલાળે છે સાધુતા તો રસા તળ ગઈ છે ભાગો ભાગો આ મંડળમાં રેવાય નહીં રેવાય નહીં અને એ લોટિયા સાધુ જુનાગઢ મંદિર મૂકીને વયા ગયા નીકળી ગયા ક્યાં રહ્યા એ ઇતિહાસ મારે નથી કેવો એ કીધા જેવો નથી એટલે પણ એ મંડળ નીકળી ગયું જુનાગઢમાંથી જુઓ આ લોકોને જે અવગુણ આવ્યો હકીકતે ગુણાતીતાનંદ સ્વામીમાં અવગુણ નહોતો પણ દેખાણો એવી રીતે આપણે મોટાની ક્રિયાને ન સમજી શકીએ ઘણા હરિભક્તોને હજી પણ આપણા ગુરુએ જે ગુરુકુળો સ્થાપ્યા છે એની પરંપરા નથી સમજાતી પણ એ સંતનો જે દ્રષ્ટિબિંદુ હતો એ સમજવા માટે થોડું વિચારવું પડે કારણ કે એમનો આશય બહુ જુદો છે અને એના હેતુઓ પણ જુદા છે અને એ જે રીતે ચાલે છે એમાં પણ આપ સૌએ વિચારવાની તો જરૂર છે જ પણ ન સમજાય તો અવગુણ દેખાય એટલે અવગુણ હોય નહીં અને દેખાય તો આમાં ભેદ પડ્યો આ સંતો જે અવગુણ લીધો એ તો ન તો સમર્પિત હતા જો સ્નેહથી સમર્પિત હોત તો અવગુણ ન આવત બાપજી જે કરે યોગ્ય કરે ન તો વિચારવાન હતા જો વિચારવાન હોત તો વિચારત કે ભાઈ આવું કાર્ય કરે છે તો શું કામ કરે છે તો એનો અવગુણ ટળી જાત એટલે બંને રીતે જો હોય એકમાંથી એક રીત હોય તો નિર્દોષ થઈ શકાય છે તો આ જે વિચારવાન છે એ કોઈ અવગુણ ભાષે તો વિચારે કરીને ટાળી નાખે છે ત્રીજી બાબત કે પરમેશ્વરમાં તો એને કોઈ અવગુણ દેખાતો જ નથી પેલો જે પ્રેમી ભક્ત છે એને તો કોઈ દેખાવાનો સવાલ નથી સ્નેહને આધીન છે પણ આ જ્ઞાનીને નથી દેખાતો એની પાછળ એને ભગવાનનું સ્વરૂપ તત્વતઃ જાણ્યું છે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વત ભગવાનને જાણ્યું છે ભગવાન તો નિર્લેપ છે નિર્દોષ છે અસંગ છે જેવા માયામાં આવ્યા છે છતાંય માયાથી પર છે માયાને પણ બ્રહ્મરૂપ કરે એવું આ તત્વ છે અનંત કોટી બ્રહ્માંડો એને આશ્રિત છે એવું તત્વત જાણ્યો છે માટે ભગવત સ્વરૂપમાં એને કોઈ ચરિત્રમાં અવગુણ આવતો નથી હવે પછીની વાત કે એને ભગવાન અને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને છે અને વચનને વિશે સંશય કરતો નથી પેલો પણ સંશય કરતો નથી આ ભક્ત પણ સંશય કરતો નથી જ્ઞાનવાન છે કોઈ સંશય કરતો નથી પરમ સત્ય માનીને પોતે વચનને માને છે અહીંયા થોડો ભેદ સૂક્ષ્મ પડે છે કે પેલો સંત છે પેલો ભક્ત જે શ્રદ્ધાવાન ભક્તિવાન છે એ સંતના સંગમાં કથા વાર્તામાં મહિમાની વાતો ભગવત સ્વરૂપની છે એને ધારે છે જ્યારે આ સંતના સમાગમે કરીને આત્મ સ્વરૂપની વાતોને ધારે છે એની રુચિ છે તો પેલો ભગવાનના મહિમાના વિચાર કરી કરી મૂર્તિને હૃદયમાં ધારી સંસારના વિષયોના ઘાટ છે એને ધોઈ નાખે છે જે આગળ આવ્યું ત્યારે આ શું કરે છે આ એમ વિચારે છે હું તો દેહ નથી ઇન્દ્રિયો અંતઃકરણ એ હું નથી મન ઇન્દ્રિયો હું નથી એ બધા અસત્ય છે હું પરમ સત્ય સ્વરૂપ છું એકદમ સચ્ચિદાનંદ રૂપ એવો આત્મા છું એવું પોતાનું સ્વરૂપ જાણીને આત્મરૂપે વર્તે અને માયાના તમામ વિકારોથી નિર્મૂળ થઈ જાય છે પેલો ભગવાનની મૂર્તિનો મહિમા વિચારે અને વિચારને બળે સંસારને ધુવે આ આત્મવિચારનું બળ પેદા કરે અને ભગવાનને ધારે અને સંસારને ધોઈ નાખે એની આગળની વાત અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે પણ તેના બંધનમાં આવે નહીં એકાંતિક ધર્મ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને અતિશય સ્નેહયુક્ત એવી જે ભગવાનની ભક્તિ આ જ્ઞાની છે તો પણ મહારાજ એવી ભક્તિ એકાંતિકી ભક્તિનું સૂચન કરે છે એવો જે એકાંતિક ધર્મ એમાં ખોટ આવે તેવા પદાર્થને ઓળખી રાખે કે આનાથી બાદ આવે એવું છે તો એવા પદાર્થોનો ત્યાગ કરે છે એવો કુસંગ કુસંગ શું છે એને કે ધર્મને ગૌણ કરી નાખે કે ભાઈ આપણે તો આવા આત્મજ્ઞાની છીએ તો હવે ધર્મની શી જરૂર છે આપણે તો આવા અતિશય અલક્ષ રીતે વર્તનારા છીએ તો પછી આપણે આવી સ્નેહાળ ભક્તિ એ આપણને જરૂર નથી એ આપણને યોગ્ય નથી તો ધર્મની ગૌણતા પાડે એવો કોઈ હોય કુસંગ છે એનો ત્યાગ કરે છે જ્ઞાન છે એ જ્ઞાનની પ્રધાનતા આત્મજ્ઞાનની પ્રધાનતા જો બતાવનારો કોઈ મળે એને ઓળખી રાખે આ મને એકાંતિક ભક્તિમાં ખોટ ઉભી કરે એવો છે વૈરાગ્યમાં શુષ્કપણું દાખલ કરી દે પ્રેમ ભક્તિ પણ જવા દે તો એવાને ઓળખીને એનો ત્યાગ કરે એવા પદાર્થ એવા કુસંગને ઓળખી રાખે એનાથી છેટો રહે છેલ્લે સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ તેને વિવેક છે સવળો વિચાર જે વિચાર ભગવાનના પ્રેમમાં ડુબાડે ભગવાન અને સંતમાં જોડે ભગવાન અને ભગવાનના સંતમાં સ્નેહ પેદા કરાવે એવા બધા જ વિચારો છે એ સવળા વિચારો અને એનાથી તોડાવે તો એ બધા અવળા વિચારો બીજી બાબત સંસારના પંચ વિષયો સંબંધી જે વિચારો એ બધા અવળા વિચારો અને ભગવત ભક્તિ સંબંધી જે વિચારો છે સવળા વિચારો છે એનું ગ્રહણ કરે પેલા અવળા વિચારોનો ત્યાગ કરી દે આ એક વિવેકી ભક્તની વાત આવી અહીંયા વાત સમાપ્ત થઈ બે વચનામૃત પૂરા થયા હવે છેલ્લું સત્તરમું વચનામૃત હવે જે ઉપસંહાર છે મૂળ વાત જોઈ લ્યો તો કાર્યાણીના બારમા વચનામૃતમાં શ્રીજી મહારાજે બે મુદ્દા મૂક્યા એક વચન અને ધ્યાન તેણે કરીને કારણ શરીર બળીને ખાખ થઈ જાય છે નહીતર કોઈ રીતે આંબલિયાની છાલ નોખી ન પડે પણ લગાર શેકો તો પછી ખોખરી થઈ નીકળી જાય એવી રીતે વચન અને ધ્યાન તેણે કરીને એનું કારણ શરીર બળીને ભસ્મ થાય છે કારણ શરીરાત્મક વાસના બળી જાય છે તો આ બે વચનામૃતો જોયા એના બે મુદ્દા ખાસ છે એક વચન અને બીજું ધ્યાન જે પહેલા વચનામૃતમાં પણ બતાવ્યું બીજામાં પણ એ સારભૂત ચાલ્યું આવે છે તો વચન અને ધ્યાન જેને સાદી ભાષામાં આજ્ઞા અને ઉપાસના પણ કહી શકાય તો બે વાતની મહારાજે સંતોને ઉપદેશ આપ્યા પછી પેલું વચનામૃત પંદરમું માક્ષરવદી ત્રીજનું બીજું વચનામૃત માક્ષરવદી ચોથનું અને હવે આ આ જે સત્તરમું વચનામૃત છે માક્ષરવદી પાંચમનું છે એનો રણકો છે પાંચમને દિવસે ત્રીજે દિવસે હવે મહારાજ એને ભેળા કરીને શું વાત કરે છે પછી મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વ પ્રત્યે બોલ્યા આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ હવે એવું ચલાવવું છે કે સર્વ પરમહંસ સાંખ્ય યોગી એટલે કે પાર્ષદો અને કર્મયોગી એટલે તમામ ગૃહસ્થો સર્વે સત્સંગીમાં પ્રવર્તે સત્સંગમાં નહીં હોય પણ છતાંય જે મહત્વનું છે સત્સંગીમાં પ્રવર્તે તે સત્સંગમાં કુસંગ તે શું છે આગલા દિવસોનો દોર ચાલ્યો આવે છે તો જે વાતના કરનારા છે તે હિંમત વગરની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે કે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે જેની અત્યાર સુધી મહારાજે બે દિવસ પહેલા વાત કરી બીજે દિવસે પણ સંતના વચનની ભગવાનના વચનની વાત કરી એ નિરીક્ષણ કરે છે ભગવાનનો આગ્રહ કેવો છે અને સામે પાળવા માટે ઉત્સુક પણ ભક્તો અને સાધકો કેવા છે તો ત્રીજા દિવસની આ આ મજા જોયા જેવી છે કે વચનને કોણ યથાર્થ પાળી શકે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે માટે જેટલું પડે તેટલું પાળીએ ભગવાન તો અધમ ઉદાહરણ છે તે કલ્યાણ કરશે આવો ટોન આવે આવે ને આવે કારણ કે આ કઠન છે આપણે બોલીએ નહીં એટલું બધા જ લગભગ સુખરૂપ બેઠા હોય છે કોઈ જાતની દિલમાં બળતરાક ઉચાટ ગમે તેવું વાતો આપણે વિચારીએ શ્રવણ કરીએ તો થતું નથી એનું કારણ શું છે કે ફલાણા હરિભગત હતા આવા હતા તોય ધામમાં તેડી ગયા આપણે એવા તો નથી જો અધમ ઉદાહરણ છે ભગવાન મારો વાલો તેડી જશે હવે આપણે પછી બીજું શું કરવાનું એટલે જેટલું પડે એટલું પાડો ભગવાન કૃપા સાધ્ય છે એ ક્રિયા સાધ્ય નથી કૃપાથી બધું મળે છે આપણે એને આશરે છે અરે રે અભાગણી વૈશ્યાનો ઉદ્ધાર કર્યો જટાયુનો ઉદ્ધાર કર્યો પાપી અજામિલનો ઉદ્ધાર કર્યો અનેક રાક્ષસોનો ઉદ્ધાર કર્યો તો પછી એ પરમ દયાળુ અધમો ધારણ ભગવાન કૃપાળુ આપણું ઉદ્ધાર નહીં કરે માટે હવે બહુ રેવા દો તૂટી મરોમાં હકીકતે એટલે આપણને જોર નથી આવતું પણ આ એમને ખાર ખાઈ ગયા મહારાજ કે બોલાવો ગોપાળાનંદ સાહેબ મુક્તાનંદ સાહેબ ભેળા કરો તો બધાને કેટલો આગ્રહ છે કેટલો તીખો સ્વભાવ છે કે આ થવું જોઈએ આ તો ખોટ છે આ તો સત્સંગમાં કુસંગ છે અને કાઢવો છે પ્રકરણ ચલાવવું છે ખરી વાત ભગવત ભગવાન અધમ ઉદાહરણ છે એની ના નહીં પણ ભગવાન અધમ ઉદાહરણ છે કુટિલ ઉદાહરણ નથી કુટિલનો ઉદ્ધાર ભગવાન નથી કરતો અધમનો જરૂર ઉદ્ધાર કરે છે કુટિલ કોને કહેવાય ખેડૂતને બળદ હોય ને એ બિચારો હાલતા હાલતા બેસી ગયો ખેડૂતે જાણ્યું કે અરે રે બિચારો વૃદ્ધ થઈ ગયો છે હવે ખેંચી નથી શકતો તો એ ખેડૂત એ બળદની સેવા કરે પણ ખાય પીને ઢમઢોલ જવાન જેવો બળદ હોય ને મારો કાહળાય કરતો ઢબ દઈને બેસી જાય તો ખેડૂત શું કરે લાકડી લઈને ભટાભટ ઉઠ ઉઠ જાણે કેમ સાંભળતો હોય ઉઠ ખાય ખાય ખદોડીને મારો તાણે જ લાંબો થાય ન ઉઠે તો ગામડામાં અમે જોયું છે ઘાસના પૂળાને સળગાવીને ચારે બાજુ એને સળગાવે તપાવે અને માળો બેઠો થાય હાલવા માંડે કોરોના વાળી આર રાખે તું કાહળાઈ કરી કેમ ચાલે કુટિલ છે પેલો ખરેખર અધમ છે એની શક્તિ નહોતી અને પડી ગયો છે એને પ્રભુ ઉઠાડે એનું જતન કરે પણ આ કુટિલને તો કોઈ છોડે નહીં ગામને ચોરે બેઠો હોય અચાનક કોઈ બીમાર પડી જાય અસરતા થઈને ઢળી પડે તો જે નીકળે તો પાંચ દસ ભેળા થઈને એને ઉપાડી ખોલી કરીને ઘરે મૂકી આવે પણ મારો પાંચ દસ પચીસ લાડવા ખાઈ ગયો હોય નિરાયતે બેઠો હોય ઢમઢોલ જેવો થઈને કોક નીકળે કઈ બાજુ જાઓ છો મારા ઘર બાજુ તો કા મન જરાક તેડીને ઘરે મૂકતા જાવ ને અરે પણ તને શું થયું છે તો કે તમે આમે જાઓ છો તો તમારે તેડતા જાઓ ને મારે ટાંટિયા તોડવા નહીં હા હા ઉલટાના ઓલા અડબોથ મારતા જાય આ કુટિલ છે ભગવાન અધમ ઉદાહરણ જરૂર છે પણ કુટિલ ઉદાહરણ નથી જેની પાસે સામર્થ્ય શક્તિ જેટલું ચલાય એટલું ઈમાનદારી પૂર્વક ચાલો બાળક હાથ લાંબો કરે ભગવાન એને ગ્રહી લે એટલે અધમ ઉદાહરણનો આવો અર્થ ન કરાય મહારાજે અંત્યના બત્રીસમાં વચનામૃતમાં ચોખ્ખું કહી દીધું કે જે ભગવાન અધમ ઉદાહરણ છે પતિ પાવન છે એવો મહિમા ગાય ગાયને જે પાપ કરતા નથી બીતો એ દુષ્ટ છે એ પાપી છે અને એનો સંગ ક્યારેય ન કરવો એને ભગવાનનો ભક્ત પણ નહીં જાણવો લોયાના છઠ્ઠા વચનામૃતમાં મહારાજે કહ્યું કે કોઈ સાધુ હોય અને આવી જો હિંમત રહિત વાત કરતો હોય કે એક જન્મે કઈ કલ્યાણ થોડું થાય છે બાપા લગરીક લગરીક થાય ચાલ્યા જશું ધીમે ધીમે અને નિષ્કામાદી ગુણા મહારાજ કહે છે પણ કઈ એક જન્મે કઈ સિદ્ધ થાય બાપા ભગવાન અધમ ઉદાહરણ છે કલ્યાણ થશે આવી હિંમત રહીત વાત કરતો હોય અને સાધુ ગમે તેવો સારો હોય તો મહારાજ કે એની ભેળું નાવાય ન જવું એની પડખે પથારી ન કરવી અને એનો સંગ સર્વ પ્રકારે છોડી દેવો કારણ મહારાજ કે તો નપુંસક છે અને નપુંસકને સંગે પુત્રની પ્રાપ્તિ થતી નથી આટલો બેકાર છે કોઈ કામનો નહીં વ્રંદલ છે છોડી મૂકો બેકાર છે સૃષ્ટિને માટે ઘરને માટે કોઈ કામનો નથી એમ આવો જે નપુંસક છે મહારાજ કે અમારા સત્સંગને માટે બિલકુલ કામનો નથી બેકાર છે એ નપુંસક છે કાઢો કારણ કે બીજાને મોળા પાડે છે ખરેખર ધ્યાન ભજન કરતા હોય ને આવું હોય અને કોઈ હિંમત રહિત વાત કરે એક તમે ઉપવાસ કરવા માટે મજબૂત થયા હો ત્યાં કોક એમ કે શું આજ ઉપવાસ રાખ્યો છે તો કે હા હું પેલા કરતો હો પણ પછી આ કરતા કરતા મને એસિડિટી બહુ થઈ ગઈ કરવા જેવું નથી હવે તને થયું એ તારું ક્યાંક ઓઠું કોઠું હોય છે ભાઈ પણ આને મોડો પાડી દીધો એટલે જે સત્સંગમાં આવી રીતે હિંમત રહિત વાત કરે તો મહારાજ કે એ તો દુષ્ટ છે પાપી છે અધમ ઉદાહરણનું બિરુદ છે એનો દુરુપયોગ કરે છે તો એવાનો સંગ નહીં કરવાનો વળી પાછો એમ બોલે છે કે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી એ કઈ આપણાથી થોડું થાય ભાઈ એ તો ભગવાન દયા કરે તો ભગવાનની મૂર્તિ હૃદયમાં ધરાય લે તો એની મેળે ઉતરે હૃદયમાં દયા ભગવાન ક્યારે કરે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા પુરુષાર્થ કરીએ તો ભગવાન દયા કરે નહીતર પુરુષ પ્રયત્ન મહારાજ કે ન કરે તો કૃપાનું પાત્ર પણ થતો નથી નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવેશ પ્રવિશંતિ સિંહ સૂતો હોય તો મૃગલાઓ એવી ચિંતા થોડી કરે કે હવે સિંહ ત્રણ દાડાથી સૂતો છે ભૂખ્યો છે હાલો એને મોડામાં ગરી જાય એ તો ભાઈ તમે ભૂખ્યા થયા હો તો ઉઠો તળપ મારો અમે મરવા તૈયાર થઈ પણ કાંઈક મહેનત કરો તો ઝપટમાં આવીએ સુતેલાના મોઢામાં ક્યારેય હરણિયા પ્રવેશ કરતા નથી એમ આપણે જોઈએ છે અને જો પુરુષાર્થ ન કરીએ તો મહારાજ કે એ વસ્તુ તો ન મળે એ પ્રયત્ન ન થાય એક ગામને ચોરે એક બાબાજી આવેલા તો ગામનો બહુ ધાર્મિક માણસ હતો ને એને એને સમાચાર મળ્યા બાપુ આવ્યા છે કોઈ બહુ પ્રતાપી છે બોલતા નથી અને બાપુને જઈને પૂછ્યું બાપુ નમો નારાયણ મારે ત્યાં ભિક્ષા ગ્રહણ કરશો હરી ઈચ્છા અને જાણ્યું કે હરી ઈચ્છા ચાલો નક્કી થઈ ગયું સરસ મજાના પકવાન બનાવ્યા બાપુને જઈને છોકરાને ખબર મોકલાવી કે જાઓ બાપુને કયો કે રસોઈ તૈયાર થઈ ગઈ છે આવીને ભિક્ષા ગ્રહણ કરો છોકરો ગયો હવે ચાલો બાપુ તો હરી ઈચ્છા છોકરાએ બહુ બૂમ પાડી પણ આ તો હરી ઈચ્છા છોકરો પાછો બાપા એ ઉઠતા નથી ને હરી ઈચ્છા એમ કર્યા કરે પોતે આવ્યા એને એક જવાબ મળ્યો એને એમ થઈ ગયું કે આવું કાંઈ એને વ્રત છે બિચારો એ ભાવિક ભક્ત ગાડું જોડી આવ્યો બળદ ગાડું ગામને ત્યાં એના સ્થાન આગળ ઉભું રાખ્યું અને બાપુને કીધું કે લો બાપુ આ ગાડું આવ્યું છે આપ આમાં બિરાજો અને મારે ઘેર ભોજન ગ્રહણ કરો તો હરી ઈચ્છા પેલાને થયું કે નહીં ઉઠતા હોય બે ત્રણ જણાને વળગાડ્યા બાપુને તેડીને ગાડામાં બેસાડ્યા પાછા ઘેરે ઉતાર્યા પાટલા ઉપર બેસાડ્યા સામે થાળ મૂક્યો અને આમણે હાથ જોડીને કીધું બાપુ જમો તો કે હરી ઈચ્છા હવે શું કરવું આનું હદ દાવી હરી ઈચ્છાની છતાંય પેલો ભક્ત ભાવિક એવો હતો કોળિયા બનાવ્યા બાપુને કીધું મોડું ખોલો હું કોળિયા દેતો જાઉં તો કે હરી ઈચ્છા અને આનો મગજનો ફેરવી એક જ અડબુદ મારી ઉલની નેઠો ફીડ્યો મારી નાખું તો હરી ઈચ્છા વાળો છોકી જાતનો એવો બાપુ ભાગ્યો ચીપ્યું તુંબડું પીડ્યું રહ્યું લો રાખો હરી ઈચ્છા હરી ઈચ્છાનું માપ હોય કાંઈ કાંઈક કાંઈક મર્યાદા હોય એમ મારો વાલો પછી સાવ આમ મોઢામાં કોળિયા દેવા માટે તૈયાર થાય આટલો બધો અમૃતનો વરસાદ વરસ્યો છે પ્રભુ એમ કે છે કે સેજ મોઢું પોળું કરો તું અમૃતનો ઘૂંટ દઈ દઉં તો હરી ઈચ્છા ઠોકી દે ને હવે તો મોઢું પોળું કરવું જોઈએ ને એટલી બધી નાદારી આપણા જીવમાં હોય તો ભગવાન ક્યાંથી કૃપા કરે એટલે પુરુષ પ્રયત્ન રાખે પુરુષાર્થ કરે અને ભગવાન કૃપા કરે હમ એક હરિભગત રોજ રાતે પાંચ માળા કરીને સુવાનું નિયમ લીધું ચાતુર્માસનો સમય છે ખેડૂતનો દીકરો છે ને વાવણીના ટાણા છે ધૂળની હાડે બથોળા લઈ લઈને થાકીને લોજ થઈ ગયો ઘરે આવીને સુવાનું ટાણું થયું બહુ મોડો આવ્યો હાથમાં માળા લઈને ઢોલિયામાં બેઠો છે ને માળા કરે પાંચ માળા પણ એક માળા જેવી ત્યાં તરત ઝોલું આવીને માળા પડી એક માળા પૂરી ન થાય હવે અધૂરી માળા ક્યાંથી છૂટી શું ખબર અધૂરી માળા ગણાય નહીં એટલે ભગત પાછી પેલેથી લે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે હજી માળા પૂરી ન થાય માળા પડી પ્રયત્ન કરતા કરતા કરતા સમય જવા માંડ્યો મધરાત થઈ પણ ભગત કે ના મારી પાંચ માળા પૂરી ન થાય ત્યાં સુધી હું લાંબુ ડીલ કરીને કેમ સુઈ શકું મારું નિયમ છે મંડી પડે છે એમને એક માળા પૂરી નથી થતી અને ઊંઘ આવીને પડી જાય છે ઊંઘ આવીને પડી જાય છે પણ ફરી ફરીને માળા લે છે અધરાજ ભાંગી ને ભાંગી ત્યાં તો સહજાનંદ પ્રભુ દોડતો આવ્યો અજવાળા થઈ ગયા ભગતને માથે હાથ મૂકીને કે ભગત રાખો રાખો તમારે બદલે પાંચ માળા હું કરી લઈશ સુઈ જાઓ તમારી માળા આવી ગઈ બાપલા સુઈ જાઓ સુઈ જાઓ સુઈ જાઓ પ્રભુ એને સુરડાવી અવકાશમાં વિલીન થઈ ગયો કહેવાનો અર્થ છે કે જો પુરુષાર્થ કરે તો પ્રભુ કૃપા કરે પણ જરાય પુરુષાર્થ ન કરે તો ભગવાન કૃપા કરતો નથી તો આવું જે કુસંગ છે મહારાજ કહેવાય પ્રકરણ ચલાવવું છે પેલા પ્રકરણ ચલાવતા મહારાજ એક આચાર મૂકતા એ આચારનું નામ પ્રકરણ કહેવાતું હવે બધાએ કાચો લોટ ખાવું તો એક લોટ ખાવાનું પ્રકરણ ગણાતું હવે બધાએ કોથળા પહેરવા તો કોથળા પહેરવાનું પ્રકરણ ગણાતું એમ આ મહારાજે પ્રકરણ ચલાવ્યું કે હવે જો ક્યાંય કોઈ હિંમત વગરની વાત કરતો દેખાય અને કોઈને જણાય તો એને તરત ઉપવાસ અને એને નપુંસક કેવો પતી ગઈ ને આવું કોઈ કે આપણને અત્યારે એમ કોઈ કે તું આ મુછાળ મરદ ને આવું કે તો કેટલું અપમાન થઈ જાય તો મહારાજ કે પણ તમે આવું બોલો શું કરીએ એટલે ઉપવાસ કરી નાખો એવું જોરદાર પ્રકરણ ચલાવ્યું અને સંતો પણ કટિબદ્ધ કરી અને એ સાધનામાં લીન થયા પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે તો પંદરમું વચનામૃત વચન અને ધ્યાન ભાવના પ્રધાન વ્યક્તિને માટે એક રસ્તો સરસ બતાવ્યો બીજો એ જ્ઞાન પ્રધાન થોડોક છે તો એના માટે પણ એકાંતિક ધર્મની સિદ્ધિ માટે પણ વચન અને ધ્યાનનો રસ્તો બતાવ્યો અને બંનેમાં જે કાંઈ કુસંગ દેખાય છે એનું મહારાજે ઉપસંહાર રૂપે ત્રીજા દિવસે સરસ મજાનું વાત નિરૂપણ કર્યું વિવેકની જે વાત વચ્ચે કરી છે એમાંથી આપણે પણ ગ્રહણ કરવાનું તો છે જ આપણે એમ કરીને છોડી નથી દેવાનું કે અમે તો જ્ઞાન માર્ગી નથી એટલે અમારે ઉપયોગી નથી ના જેટલો સમજાય એટલા અવગુણ છોડવા સંતમાં અવગુણ આભાસ રૂપ દેખાતો હોય તો સમજવા પ્રયાસ કરવો આત્મા રૂપે વર્તવા માટે ઇન્દ્રિયો અંતઃકરણને ખોટા કરવાનું મનન કરવું અને જે પદાર્થોથી પોતાનો ધર્મમાં ભંગ થાય એવા પદાર્થો એવી વ્યક્તિ એવો કુસંગ એને ઓળખી રાખવા એનો ત્યાગ કરવો એથી છેટે રહેવું અને સવળો વિચાર હોય તપ કરવું દાન કરવું ધ્યાન કરવું મંદિરે જવું સત્સંગ કરવો એવા સવળા વિચાર એનું ગ્રહણ કરવું અને એ વિચારમાંથી તોડે એવા અવળા વિચાર હોય તો એ વિચારોનો ત્યાગ કરી દેવો આવી રીતે તો આપણે વર્તવાનું જ છે હિંમત રાખવાની છે વચન અને ધ્યાન સિદ્ધ કરવાના છે એ આ ત્રણ વચરામૃતનું સાર બિંદુ છે એટલા માટે આપણે આજે એક સાથે ત્રણેય વચરામૃત લઈ લીધા છે અને એ રીતે પંદર સોળ અને સત્તર વચનામૃત અહીંયા આપણે યથાસમજ પૂરા કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમને આપના વચનમાં અને ધ્યાનમાં અતિશય ઈચ્છા વર્તે એવી કૃપા કરે સહજાનંદ સ્વામી મહારાજની